Mm-hmm. પુરુષોત્તમાય નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પ્રભુ ભજે તેને આવરણ આડાવે છે તે આવરણ તે શું કે જેટલા પદાર્થ છે તે સર્વે પ્રભુ ભજવામાં આડા આવે છે કે ગંગાજી આડો એક કાળો પર્વત આવ્યો પણ આપણે તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ પર્વત જેવા અનેક આવરણ છે કે જેટલા રમણીય પદાર્થો છે વિષયો છે તે સર્વે આવરણ રૂપ છે અને સ્ત્રી રૂપ માયા તો વૃક્ષો સુધી પણ પહોંચેલી છે કેટલાક વૃક્ષ એવા છે કે એને સ્ત્રીઓ પાણી પાય તો ફળે કેટલાક વૃક્ષો એવા છે જેને સ્ત્રી પાટો મારે તો જ ફળે કેટલાક દુઃખ સંયોગ અને વિયોગના કેટલાક માન અપમાનના પશુમાં પણ છે તે ઉપર ફિરંગીના ઘોડાનું દ્રષ્ટાંત દીધું જોઈએ શરીયતમાં જે ઘોડો વાંસે રહ્યો હોય તે તોલમાં ઘટી જાય છે અને આગળ થયો હોય તે તોલમાં વધી જાય છે અને કેટલુંક અહમ વૃત્તિનું દુઃખ છે તે જો મનનો ધાર્યું મરડાય તો પણ દુઃખ ને દેશ વાસનાનું પણ દુઃખ છે તે એક સાધુને ગુજરાતના જાડવા ન દેખાય ત્યારે મન એનું ઉચક થઈ જતું માટે આપણે તો એક ભગવાન જ છે એવો દ્રઢાવ અખંડ રહેવો તેમ કરવું તમે સાંભળી કથા છોકરાઓ નહીતર ફરીથી વાંચો બહુ સરસ વાતો આવી છે મોટે ભાગે આપણે શું હોય આળસ કથામાં ધ્યાન ન આપ વાર્તામાં ધ્યાન આપ ધીમું સંભળાય છે હવે તો સંભળાય છે ને તો ફરીથી વાંચો બહુ સરસ પણ આમ યાદ રહી જાય છોકરાઓને તો પણ કામ થાય એવું છે હમ કોઈ આવે એવા નથી ભગવાન ભજવામાં આવરણ આડા આવે છે આવરણ એટલે શું આવરણનો અર્થ શું થાય આડું આવે આવરણ ક્યાંય કહેવાય જો આવરણ બરાબર રોકે અટકાવે ભગવાન ભજવામાં ઘણા બધા અવરોધ છે વિઘ્નો છે રૂકાવટ છે બમ્પ છે રેડ સિગ્નલ છે તે ક્યાં ક્યાં રૂકાવટ કરનારા છે ભગવાન ભજવામાં તો કે સારા સારા જેટલા પદાર્થો છે સારું ખાવાનું સારું પીવાનું સારું જોવાનું સારું હરવા ફરવાનું સારા વસ્ત્રો વધુ પડતો પૈસો સ્ત્રી પુત્ર ધન બધું આવરણ કરે છે ઘણા છોકરા આપણે જોઈએ કે નિયમિત કથામાં આવતા હોય બહારથી ભણતા હોય પછી નોકરી કરતા હોય પણ રોજ આવે પણ લગ્ન થઈ જાય પછી ડૂકી જાય પછી દર્શન કરવાનો બહુ મેળ ન પડે કારણ કે ઘેરે દેવી હોય એના દર્શન કરે ને ભગવાનના દર્શન મુકાઈ જાય નહીતર એક પગે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન ઓગણત્રીસ હું બેઠું હજી ક્યાંય સગાઈ થતી નથી ભગવાનને માટે મંદિરે ઘણા એટલા માટે આવતા હોય તો જ અટકી જાય ઘણાય ભગવાનને પ્રાર્થના કરતા હોય આપણે જોઈએ એવા અનુભવ છે આપણને કે નરનારાયણ દેવ પાસે એક પગે ઉભા માળા કરતા હોય પછી આ મેં પૂછ્યું એક ભગતને કે તમે જ્યારે આવીએ અહીંયા આવતા એ હજી આવે છે એ કે તમે હું જ્યારે જ્યારે દર્શને આવું ત્યારે તમે ત્યાં એ થાંભલે આમ એક પગે માળા કરતા હો ભક્તિ આટલી બધી હોય એવું તમારું મોઢું કહેતું નથી પણ તમે કંઈક હેતુથી કરતા હો સ્વાર્થી ભક્તિ ગમે ત્યારે આવે સિઝન વગર આવે અને સાચી ભક્તિ તો બારેય મહિના હોય એને સાચી ભક્તિ કહેવાય એને શ્રાવણ મહિનામાં જ ઉમટે ને પછી મહાદેવનું મોઢું ના જોય એવું ન હોય ચાતુર્માસમાં ગૌમુખીની માળા જડે પછી આઠ મહિના ક્યાં જાય ગૌમુખી એ સિઝનેબલ ધંધા જેવી ભક્તિ ન હોય આ ધનુર્માસ આવે ત્યારે વેલા ઉઠી ઉઠીને આવી જાય છે પછી દર્શનના નિયમ નથી રહેતા એની પાછળનો કામના છે કાંઈક જોઈએ છે એટલે થાય છે થોડો ભયથી પણ ભગવાન ભજાય છે કે જો થોડા ભગવાન સાથે સંબંધ રાખ્યો હોય તો ક્યારેક કામ લાગે કમસે કમ પરીક્ષા વખતે તો જુઓ ને વિદ્યાર્થીઓ કેટલા બધા સ્કૂલ કોલેજ વાળા હોય એ દર્શને આવવા માંડે છે હવે ભગવાન પેપર લખવા જવાનો છે પણ એને આશા હોય કમસે કમ પેપર ફૂટે ના ફૂટે તો કોપી કરવાનો ક્યાંક ચાન્સ મળે કાંઈક ભગવાન પાસે માગણી હોય એક જણો પેપર આમ હાથમાં આવ્યા પછી આમ વારે વારે પાછળ જોયો વારે વારે જોયો નિરીક્ષક હતા એમણે કીધું સુપરવાઇઝર એ ભાઈ તમે પાછળ શું વારે વારે જોયું તો કે આમાં લખ્યું છે પેપરમાં પાછળ જુઓ પેજ <laughs> ને ખૂણે લખ્યું હોય ને સમજાણું કે નહીં સમજાણું હા નહીં તો ઘણી વાર સમજાય નહીં સ્ટાર્ટર નબળા હોય ને ટ્યુબલાઇટ ઉપડે નહીં એક જણો કે મેં આ ટીવી ટાવર છે ને હલાવ્યો પણ હલ્યો નહીં ટીવી ટાવર એ હલાવ્યો પણ હારો હલ્યો નહીં બીજો કે ક્યાંથી હલે મેં પાછળથી પકડી રાખ્યો હતો એટલે પાછળ કામના હોય એટલે મેં કીધું ભાઈ તમે આ ભગત ભક્તિ કરો છો તો પાછળ શું તમારે કઈ તો કે તમે સાચી વાત કરી હું નરનારાયણ દેવને પ્રાર્થના કરું છું કે આ ઠોઠિયા જેવું સ્કૂટર છે જરા સારી ગાડી આપી દો ને તો રોજ પછી તમારા મંગળાના દર્શન કરવા આવું હવે ભગવાનને જાણે મંગળામાં એનું મોઢું જોયા વગર દિવસ સુધરતો ન હોય એવી વાત કરી એવું જ થયું ને હું રોજ તો મંગળાના દર્શન કરવા આવું ભગવાનને હવાર હવાર પોરમાં આવા હડેલા મોઢું જોઈને શું કરું એ તો કોઈ તુકારામ જેવો હોય અને જો ન આવ્યો હોય આખો દિવસ તો ભગવાનની આંખમાં આંસુ આવી જાય પંઢરીનાથ રડતો હોય ત્યારે નામદેવને તો ભગવાન વાતો કરતા એટલે નામદેવે ભગવાન પંડરીનાથને રડતા જોયા કે પ્રભુ આજ સવારના તમે ક્યારેક ક્યારેક વલવલીને રડો છો કેવી સાચી ઘટના છે તો શું છે તો કે મારો તુકારામ આવ્યો નથી એને જોવા માટે હું ઝંખું છું પણ હજી આવ્યો નથી એટલે મને રડવું આવે છે કેવી ભક્તિ છે કે જેના દર્શન માટે ભગવાન રડે તુકારામ આવ્યો નથી સવારનો સાંજ પડી ગઈ એટલે મને રડવું આવે છે તો કે મહારાજ હું એને કહી આવું હમણાં લઈ આવું તો કે નહીં આવે કેમ એ બિચારો બીમાર પડી ગયો છે ને માંદો છે પથારીએ છે ચાલી શકે એમ છે નહીં એટલે ક્યાંથી આવે માંદગી એ મૂકે પ્રતીક્ષા પણ એ કરે આ ભક્તો અને ભગવાનના કેવા કેવા સંબંધો આપણે તો શું ધૂળ ભગવાન ભજીએ છીએ બે નામ લીધા પાંચ મિનિટ ધૂન કરવાની હોય તો ક્યાં કઈ છે મન લાગે છે મન તો ચક્કરમાં જ હોય છે સાવ ચોખ્ખું તો ન કહેવાય પણ આ બધા તમે વડીલો છો વર્ષોથી ધ્યાન ભજન કરવા વાળા છો પણ છતાંય ધૂનમાં તપાસો મન રે છે કે પછી દુકાને આટા મારે છે ઘેરે ભજીયા ઢોકળામાં આટા મારે છે ચોમાસું છે એ જરા ચટણી ગોટા બનાવ્યા હોય ઘેરે તો સારું મન ઘાટ ઘડે ભૂખ લાગી હોય તો તરત ખાવા ઉપર ધ્યાન વયું જાય ભક્તિ તો કેવી કે છોકરો માંદો હોય હોસ્પિટલમાં હોય અને ક્યાંક જવું પડે કોઈ પ્રસંગે ફરજિયાત સરકારી નોકરી હોય આવું તો જવું પડ્યું હોય પણ એનું ધ્યાન ક્યાં હોય છોકરાઓ ક્યાં હોય અત્યારે તમારે માવતર ઉપર ડિપેન્ડ છે આધાર છે માવતર ઉપર આધાર છે ને કારણ કે એ પૈસા આપે તો ભણાય નહીં કાંઈ નહીં જ્યારે તમારામાં બળ આવશે ત્યારે માવતર તમારા ઉપર આધાર રાખશે અત્યારે બધા મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરે છે સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કોઈ કોઈનું નથી કોઈ કોઈ શબ્દ છે કોઈ કોઈ શબ્દ છે ગુજરાતી ગૌમંડળ ભગવત ગૌમંડળમાં જોઈ આવો ગાંધીજીનો સાર્થ જોડડી કોષ ગો કે કોઈ શબ્દ છે કોઈ કોઈ નું કોઈ શું કોઈ ઘણા તમે પેલા છોકરાઓ પ્રવચન કરતા હતા તો પછી એમાં અમે જવી ત્યાં જવી અને ઝવીને જોઈએ તો આમ હોય ઝવી ઝવી શું ચિઠ્ઠી લખતા ના આવડે કોલેજમાં ભણતા હોય ને પેલા તો બધું આ સંભાળતો ને ત્યારે ચિઠ્ઠીઓ લખે ને પછી વાંચું સ વિનય સાથ લખવાનું કે સ વિનય સાથ જણાવવાનું કે આમ લખે ને સવિને સાથ જણાવવાનું કે હારે સવિને હું કામ નાખો છો ગુજરાતીમાં જન્મા મોટા થયા રડ્યા ગુજરાતીમાં હસ્યા ગુજરાતીમાં અને ગુજરાતીના ફાંફા કોઈ કોઈનું નથી રે કોઈ અલ્યા ના એ તમે કોને સંભળાવો છો મને કલાકો ગણતા છે નવા છોકરા ક્યારે વેકેશન પડે મારી ભેંસ વિયાણી છે પાડી કેવી છે મને એમ કે રાજકોટ ભણતા કે જુનાગઢ ભણતા નાના છોકરાઓ હોય એને જ બહુ ઘર સાંભળતું છે પણ આ તો આવડા આવડા ઢગા જ થઈ ગયા હોય ને ઘર ઘૂંચલા બહુ ન થવું શું ઘર ગૂંચલા ઘરમાં ગૂંચવાય રહે વિકાસ કરવો હોય તો અમુક બધું ઇમોશન છે લાગણીઓ છે તોડવાની નથી સંયમિત કરવાની વાત છે એનું કારણ શું છે કે તમે જેટલો એમાં લગાવ રાખો કોઈ પણ જાતમાં જો એ આવરણ છે વિદ્યાભ્યાસના પણ આવરણો છે એ જ વસ્તુ ભક્તિમાં પણ આવરણ છે અત્યંત દીકરામાં સ્નેહ અત્યંત પત્નીમાં સ્નેહ અત્યંત ધંધા રોજગારમાં સ્નેહ ભગવાન ભજવા દે ના દે સૌએ પોતપોતાના આવરણ હોય એ ઓળખવા પડે ભલે નિવૃત્ત હો પણ ઘણાને એવું હોય કે પાંચ જણા બેઠા હોય તો એને ઠીક પડે એ ભજે નહીં કારણ કે વાત વાતમાંથી ગપ્પામાં ચડી જાય પણ ભજન છે એ તો એકાંતનું છે બીજ ક્યારે ધરતીમાંથી ફૂટે આ છોકરાઓને તો બધી વાત ન બહુ અનુકૂળ સમજાય પણ નહીં બીજ ધરતીમાં અંધારામાં ડૂબી જાય ઘઉં વાવો બાજરો વાવો એમાંથી બાજરો અને ઘઉં ક્યારે થાય અંધારામાં છુપાઈ જાય માટીમાં છુપાઈ જાય એ વારે વારે બાજરાનો દાણો કે ઘઉંનો દાણો બહાર ડોકું કાઢી રાખે તો કેટલોક વરસાદ છે વળી પાછું અંદર વયું જાય એક જણો છત્રી લઈને ફરે પણ છત્રીમાં કાણું હાથેથી આમ બરાબરનું પાડેલું આવેલું નહીં પાડેલું રીત છે છત્રી સારી મજાની નવી નકોર અને એના ઉપર પાછું કાણ મૂર્ખની દુનિયા હોય તો ખરી એટલે એક જણાએ પૂછ્યું કે આ છત્રી અને એમાં વળી આ તે કાણ તમારા અક્કલ છે વરસાદ બંધ રહે તો ખબર કેમ પડે એમાં કામ રૂકાવટ હોય છે ઘણી બધી એટલે મેં પેલા ભગતને પૂછ્યું મેં કીધું તમારે આ તો કે બસ આ રામ જેવું સ્કૂટર છે પણ જો ભગવાન ગાડી આપે ને તો રોજ મંગળામાં આવું ભગવાન ક્યારેક ક્યારેક ભોળો છો બહુ ભોળો છે ભોળવ તો આવડવું જોઈએ બહુ ભોળો છે એમાં ભોળિયોના તો હાવ ભોળો છે હાવ ભોળો બિચારો સ્વભાવ જ એવો ભોળો એને ભોળા નાથ જ કીધા છે બોલો એને નડે એવું દઈ દે બોલો એનાથી બીજા કઈ ભોળા માણસ કોઈ આપે પણ પોતાને નડે એવો તો વિચાર કરે ને કોઈ દેવતા એવા નથી હજી સુધી તેત્રીસ કરોડ દેવતા છે એકેય દેવતાએ એવું ક્યારેક કોઈને આપ્યું નથી જે પોતાને નડે પણ ભોળા નાથે આપી દીધું છે દીધા પછી બહુ મુશ્કેલી પડી છે એટલા બધા પોળ શ્રાવણ મહિનો છે યાદ કરવા જોઈએ ને ભોળાનાથ ભગવાને આપી ગાડી એ ભગતને ઘોડો છે જોયું ગાડી આપી મંદિરે જવાનું બંધ થઈ ગયું ભગવાન ભોળા હતા તો છેતરાણા મંદિર આવવાનું બંધ થઈ પણ ભગવાન પાછો હિસાબી પણ છે એટલે પછી એકાદ થપાટ મારે યાદ રાખવું હંમેશા સીધો રસ્તો છે એ માણસને બહુ અહંકારી કરે છે સતત સફળતા માણસને અહંકારી કરે છે ઘડતર કાચું રહી જાય છે છાયોનો તડકો બે જોઈએ આ તા કેટલા દિવસથી અમે ડબોય નમાહા છે તો રોગના જંતુઓ ફેલાઈ જાય ઝાડા ઉલટી મેલેરા કોલરિયા બધું મંડે થવા તડકો જોઈએ કે સતત આવું જોઈએ શું જોઈએ ભાઈ તડકો પણ જોઈએ અને છાંયો પણ જોઈએ પણ આપણી એક સ્વાભાવિક વૃત્તિ છે કે જીવનમાં સતત છાંયો જ રહે મતલબ કે સીધું સરળ બધું સુખ રૂપ જ ચાલ્યું જાય એવી સતત આપણી ઝંખના હોય છે પણ એ જીવનને ઘડતું નથી ભક્તિને પણ પક્વ નથી કરતું મન પણ દ્રઢ થતું નથી કે જ્યારે તકલીફો આવે ત્યારે મારે પૂજા થાય છે કે નહીં માનસી થાય છે કે નહીં માળા થાય છે કે નહીં ભગવાનમાં આસ્થા રે છે કે નહીં સંત શેખ સાદીને એક જણાએ પૂછ્યું કે આપણે ભક્તિ તો કરીએ છીએ ખુદાની પણ એ ખુદામાં આપણને શ્રદ્ધા છે દ્રઢ એની ખાતરી શું ગમે છે ને છોકરા તો વાત કરું આપણને ભગવાનમાં શ્રદ્ધા છે ખુદામાં શ્રદ્ધા છે એની ખાતરી શું શેખ સાદીએ બહુ સીધી સાદી વાત કરી એ કે ભાઈ તમે પ્રવાસે ગયા હો યાત્રાએ ગયા હો યાત્રાએ ભગવાનની જ યાત્રાએ ગયા તીર્થોમાં ગયા એમાં તમે ભૂલા પડી જાઓ માર્ગ ભૂલી જાઓ ઘનઘોર રાત પડી જાય ચોપાસ કોઈ નથી ચારે બાજુ કોઈ નથી ભૂખ્યા છો ખાવાનું નથી પીવાનું નથી એમાં ક્યાંક એક તમને ઓરડો કે કુટીર કે કોઈ ઝૂંપડી કે કોઈ રહેઠાણ કે મકાન કે કોઈ ઘરવાસી દેખાય ધોધમાર વરસતો વરસાદ ચમકતી વીજળીઓ કડાકા ગરજના મેઘના મેઘલી રાત ઠંડીથી ઠૂતવાતા પેટમાં આગ શરીરમાં અશક્તિ ટાઢનું લખલખું અને તમે ત્યાં આશરા માટે એનું બારણું ખટખટાવો અંદરથી બારણું ખોલે તમારી આવી પરિસ્થિતિ જુએ છતાંય તમને ધક્કા મારીને કાઢી મૂકે મારપીટ કરીને કાઢી મૂકે તમને ચોર જાણીને ત્રાસ આપે અને અડધી રાતે તમારે પાછો જીવ બચાવીને ભાગવું પડે તોય તમને ભગવાન પ્રત્યે વિરુદ્ધ એક પણ સંકલ્પ ન થાય તો માનવું કે તમને ભગવાનમાં શ્રદ્ધા છે બોલો પણ સંકલ્પ થયા વગર રે યાત્રામાં ગયા થોડું કઈક હજામત કરવાનો સામાન ચોરાઈ જાય તો કે અરે ભગવાન યાત્રામાં આ બધું થાય છે સારું ન કહેવાય ભગવાન મનમાં ગયા પણ તું આ લઈને શું કામ આવ્યો આપણી શ્રદ્ધા બહુ કંગાળ છે ભલે ને જિંદગીના સાઠ વર્ષ સુધી ભજન કર્યું હોય ક્યારેક સાઠ વર્ષ સુધી ભજન કર્યું વીસ વર્ષ એમને કાઢ્યા એસી વર્ષનો ડોસો હોય મરવા પીડ્યો હોય બીમાર હોય અને એને કેજો કે જવું હોય તો નીકળી જાય <laughs> હાજા થાય સારું હાજા થઈ જાય પછી એને પૂછો વાત જોજો તમે કે વૈયા ગયા હોય તો શું ખોટું ત્યારે બોલે શું ખબર મરી ગયા પછી ક્યાં જાત શું ખબર મરી જાત અરે આપણને મહારાજ તેડવા તેડવા આવે પણ આપણે કાચક ક્યાં હલવાઈ જાય ક્યાં જાય હું થાય કોને ખબર બેઠા હારા જોઈ શ્રદ્ધા આ તો બધા પોતપોતાના એરિયામાં જોવાની વાત છે ભલે ને તમે બધા બેઠા હોવા છો આ ક્યાં ઘડતર ક્યાં કરીએ છીએ ઘડતર કરાતું નથી ને કોઈને અથોડા ક્યાં મરાય છે હામું બેહીને ક્યાં કોઈ કથા વાર્તા સાંભળવી છે બાજરામાં પક્ષીઓ બેઠા હોય એને ગોફણમાં લઈને ઘા કરે પક્ષીઓ ઉડી જાય એને ઘેરા ઘા કહેવાય એકે પક્ષી અંટાય નહીં અંટાય એકે ચકલું અંટાય ઉડી જાય ઝોલા ઉડી જાય સામૂહિક કથામાં થોડી આળસ ઉડી જાય પણ નિશાન લઈને બંદૂક લઈને મારે તો ઉલ્લી નઠો પડે એમ કોને જાલીને સેવા છે કોનામાં વિશ્વાસ મૂકીને વાત સાંભળીને જેમ ફિરંગીની ગોળીઓ ઝીલી હોય એમ ઝીલ્યા હોય એવું ક્યાં છે કોઈને કરવું છે ક્યાં કોને એવી રીતે બેસવું છે તો તમે તરત તમે એમ કેશો કે અમારે બેસવું છે પણ ક્યાં કોઈ તૈયાર છે વાંક ખામાનો કાઢશો પણ તમે કેદી ગોત્યા વાંક તરત કાઢે મને ખબર હોય આગળ આવે નાગરભાઈ જેવા અમારે બેહું છે લ્યો તમે બેહો પણ ગોત્યા કે દી અને બેહાય નહીં ચોખે ચોખ્ખું તમને કહું હું એક પણ એવો જોતો નથી કે જેને આપણે ટાપલી મારીને કહીને ખમે જે સીતારામ બીજે દી આવતા બંધ થઈ જાય છેટે રે કોઈ સહન ન કરે ક્યાંથી ઘડાય ભાઈ બાપો કયો બધા જમ્યા છો કે નહીં પાણી પીધું કે નહીં શરબત પીધું કે નહીં બહુ સારા સ્વામી છે શું હાચવે એ તમારા વેવાય વેલા છે સરભરા જોતી તો હોટેલમાં જાઓ આ તો બધી કડવાણી છે મારે કઈ પીવડાવી નથી હું તો તમને ખાલી ચિનગારી આપું છું વચનામૃતમાં કીધા છે ત્રણ રસ્તા કીધા છે શાસ્ત્ર સાંભળીને મોટાને સંગે અને પોતાને વિચારે કરીને ત્રણેય કરીને શુદ્ધ શુદ્ધ થવું તૈયાર થવું દોષ ટાળવા આ બધું ઘણું છે એમાં સૌથી પોતાનો વિચાર બહુ કામ આપે છે વિચાર ન હોય તો તમે ગમે તેટલા શાસ્ત્ર વાંચો એ કેના જેવું છે આંધળાની આગળ અરીસો મૂકો શું ફાયદો એનો અર્થ એવો નથી કે તમારે શાસ્ત્ર વાંચવા નહીં પણ વિચાર હશે તો શાસ્ત્ર જગાડશે વિચાર નહીં હોય તો પાઠ કરી રાખો શાસ્ત્ર એક દ્રષ્ટિએ પાઠ કરવા જેવું છે એટલા માટે કે આપણને ક્યારેક જગાડે છે પણ કોઈ ખેડૂત ખેતરમાં જઈને ખાલી આંટો મારીને આવી જાય એમાં કોઈ દી ઘઉં બાજરો પાકે હું તો દિવસમાં ત્રણ આંટા મારું છું બાજરો પાકે એમ હું તો દિવસમાં પાંચ મંગળા હાથી માંડીને આરતી કરું છું બાજરો પાકે તો પછી આ બધા નવરા હોય છે કેટલા આવે છે સગવડિયા છે બધાય બહારથી દર્શન કરશે અનુકૂળ છે તો બેસશે નીકળી જશે નહીં સાવ નિવૃત્ત હોય ઘરે આ સ્થાન બાંધ્યું છે તો અહીંયા આવીને બેસવામાં જ પૂર્ણ છે ને બે નામ સંભળાય બે શબ્દ સંભળાય પાછા ધોખા કરે ઘણા અરે આવડો જ્ઞાન સત્ર વયો ગયો અમને જાણે ન પણ પડતા ટુંડાલાલ રોજ આવતા હોય તો ખબર પડે સૂચના લખી લખીને થાકી ગયા પણ એ ટુંડાલાલ ને આવવું નથી ધોખો આપણો કરે પાછો અમને પત્રિકા નહીં અમને કંકોત્રી નહીં તન તારા હગાવાલા પત્રિકા નથી લખતા કારણ સાંભળ એ જાણતા હોય કાનો સ્વભાવ કેવો છે હે નહીતર ઘરે શેનું બેસી રહેવાનું શું હોય આ બધા નિવૃત્ત હોય આવીને બેસે તો આ વેકેશન પડે તે પછી બસ આટલા પાંચ દસ જણા હોય નહીતર ન આવી જાય બોલ હા હવને એમ છે જો કે એવી કથા વાર્તા કરવા વાળા હોય તમે આવીને બેસીએ અરે કથા વાર્તા અલગ વસ્તુ છે ઠાકોરજી કેમ યોગ્ય અને તમે જેટલા છો એને કેટલી ચાર્જ કે પાંચ જણાને લાવ્યા કે ભાઈ આ શું છે મિત્રતા એ જ કરવી જોઈએ કે જેને મિત્રો કર્યા છે તમે સ્કૂલમાં કર્યા હોય કોલેજમાં કર્યા હોય ઘણા એવા છે ભૂતકાળમાં એવા કોલેજ વિદ્યાર્થીઓ હતા અને અત્યારે છે કોઈ કોઈ એના દોસ્તાર હોય એને લઈ આવે રવિવારે લાવે ફલાણા દિવસે લાવે ઉત્સવમાં લાવે આવે મિલાવે કે અમારો ભાઈબંધ છે આવ્યો છે આવે છે પછી ગુરુ પૂર્ણિમા ગઈ તો આવ્યા એક બે જણા કે અમારા કોલેજમાં છે આવીએ છીએ ત્યાં બહુ સારું એને જો એમ કરતા કરતા સારું લાગે તો એવું કેટલા કરે તમે કથા વાર્તામાં આવો પણ તમે કેટલાને લાવ્યા અરે ભાઈ એ જ પુણ્ય છે પિક્ચર જોવા જવું હોય તો તમે દસ જણાને કહો છો ડ્રાઇવિંગમાં શુક્રવારે બહુ સરસ ચીડ્યું છે પણ તમે કેટલાને લઈ આવ્યા કે કથા વાર્તામાં જવા જેવું છે કેટલાને ભગવાનને ઓળખાયો જેને જેનો ચસ્કો હોય તો બીજાને વાત કરે તો જ ચસ્કો છે સુખી થવું છે શું કોઈને દુખી થવું છે છોકરાઓ આમાંથી કોઈને દુઃખી થવું હોય તો આંગળી ઊંચી કરે કોઈને દુઃખી થવું હોય દુઃખી થવું છે કોઈને બધાને સુખી થવું છે ડોક્ટર થવું હોય તો એની કઈ રીત હોય કે ના હોય રીત હોય કે ના હોય એન્જિનિયર થવું હોય તો એની રીત હોય કે ના હોય તો સુખી થવાની રીત હોય કે ના હોય પણ એ આપણે જાણીએ છીએ નથી જાણતા ને એક જણો રોલ્સ રોય ગાડી કેટલાની કરોડ દોઢ કરોડની આવે રોલ્સ રોય દોઢ કરોડથી માંડીને વીસ વીસ પચીસ પચીસ પચાસ પચાસ કરોડની રોલ્સ રોય આવે છે આખી રિમોટ કંટ્રોલ કઈ સિસ્ટમ હોય આપણે ખાલી જોઈ છે અંદર બેઠા નથી આ જર્મનીની મર્સિડીઝ ગાડી હોય બેઠા હો તમે આમ તમે આંખો ખુલ્લી હોય તોય તમને ખબર ન પડે ક્યારેક ચાલુ થઈ ગઈ આંખો ખુલ્લી હોય તોય આપણા રસ્તામાં તો ખબર પડે જ પણ એ વિદેશના રસ્તામાં થાળીનો ઘા કરો સડસડાટ પાંચ માઇલ સુધી આમ થાળી ક્યાંય હેઠી ન પડે એવા ચાકા જેવા રસ્તા દર અઠવાડિયે રસ્તા ધોવાતા હોય રસ્તા ધોવાતા હોય આપણે જાજરું નથી ધોવાતા રસ્તા ધોવાતા હોય પણ આખા કન્ટ્રીમાં આઉટ ઓફ કન્ટ્રી મેલેરિયા હોય મેલેરિયા આઉટ ઓફ કન્ટ્રી ક્યાંય મેલેરિયા થાય જ નહીં અમેરિકામાં તમને મેલેરિયાની દવા ખોજવી હોય તો તમારે તકલીફ પડે મળે જ નહીં અહીંથી લઈ જાઓ ત્યાં તમને મેલેરિયાની દવા જ ન મળે થાય જ નહીં એટલી સ્વચ્છતા ગંદકી હોય તો મચ્છર થાય મચ્છર હોય તો મેલેરિયા થાય અને આપણે તો હોય જ બારે મહિના કારણ કે આપણે બધાને એવું છે કે આ બધું સરકાર કરી દે સરકાર કદાચ રસ્તો સારો કરી દે પણ તમે તમારું આંગણું તો સરખું કરો એવી રીતે પોતાના જીવનના આંગણા પણ સમજવા જોઈએ ને એટલે રોલ રોયલ દોઢ કરોડ જેવી રોડ ઉપર સડસડાટ જાય હવે તો એની સ્પીડ હોય એવી સામાન્ય સ્પીડે પણ એ ભાગતી હોય તરત મારુતિ પાછળ રહી ગઈ આગળ નીકળ્યો પણ મારુતિ જેવી આમ નીકળી ઓવરટેક પાછળ રહી એટલે તરત એને કીધું એ ભાઈ રોલ્સ રોય ચલાવીશ ક્યારે રોલ્સ રોય એ ભાઈ પણ મારુતિવાળાને કેટલું ખોટું લાગે એ વળી બે પૈસા આવી ગયા રોલ્સ રોય આવી ગયો એમાં વળી આટલો બધો અહંકાર રોલ્સ રોય ચલાવીશ કોઈ રોલ્સ સોય ત્યાં તો પોલીસને પાછળ રાખી દી પોલીસ વાળાને હાથ કાઢી દે ભાઈ એ રોલ્સ રોય ચલાવી Rolls Royce Rolls Royce Rolls Royce ચલાવી રોલ્સ રોય પેલાનો મગજ ખાઈ ગયો કે ભાઈ આ ફાઈટો ફરે મર્સિડીઝ ને પાછળ રાખી દે ભાઈ એ મર્સિડીઝ વાળા રોલ્સ રોય ચલાવી Rolls Royce Rolls Royce Rolls Royce એ પછી પોલીસ વાળા ને પેલા મારુતિ મર્સિડીઝ ને એમ્બેસેડર ને આઠ દસ જણા કે બધાને આવું કહેતો જાય છે એને ગમે તેમ કરીને આપણી ફાટી જાય ગાડી એટલી સ્પીડ કરો પણ એને પકડો ચાલો ધોંગારો હોય તો ધોંગારો પણ આ વળી શું એટલો બધો અહંકાર રોલ્સ રોય હોય એની પાસે પણ એમાં આપણે સંભળાવવાની શું જરૂર છે એ બધા સ્પીડ વધારી પણ ગયા આગળ ત્યાં રોલ્સ રોય ત્રણ ગળ ખાઈને હેઠી પડી ગયેલી રસ્તાને કાંઠે આ લોહી લોહાણ થઈ ગયેલો આંગણે મૂકી બિચારો આમ દદુડતા લોહી બેઠેલો રડે આઠે દણા ઉતર્યા હેઠે ગાડી બાજુમાં ઉભી રાખીને વેલા રોલ્સ રોય વાળાને કે અહંકારનું ફળ મળી ગયું ને રોલ્સ રોય ચલાવી કે રોલ્સ રોય રોલ્સ રોય ચલાવી કે રોલ્સ રોય મળી ગયું ને ફળ મળી ગયું ને એટલે કે ભાઈ હું અહંકારની વાત નહોતો કરતો મારે જન્મથી અહંકાર નહીં હું કઈ રોલ્સ રોય અહંકારથી નહોતો પૂછતો પણ હું તો એટલે પૂછતો તો તમે કોઈ દી રોલ્સ રોય ચલાવી હોય તો કયો આની બ્રેક ક્યાં છે ગાડી મળી ગઈ છે રીત નથી એટલે ગોથા ખાઈ ગયો જીવન મળી ગયું છે પણ જીવવાની રીત નથી એટલે માણસ ગોથા ખાઈ જાય છે એટલે દુખી થાય છે એટલે હેરાન થાય છે રીત શીખવી પડે એક જણો પાંચ દસ વીઘા જમીન હશે સાવ બનેલી ઘટના છે પાંચ દસ વીઘા જમીન ત્યાં જ એક નાનકડું મકાન બનાવીને રહીએ સિઝન સિઝનના ઘઉં બાજરો જુવાર વાવે શાક બગાલું વાવી લઈએ પતિ પત્ની બાળકો સુખેથી જીવે એકાદી કવલી ગાય ઘરના શાકભાજી ઘરના દૂધ આબ જેવું અજવાળું ખુશનુમા પવન પોલ્યુશન પ્રદૂષણનું નામ નહીં કુદરતને ખોળે ને ભગવાનને ભજનમાં દે આવું જીવન એમાં એને વિચાર થયો કે એક જગ્યાએ જરાક કઈ કુંડી કેવું કઈ બનાવવું છે કે એવું કઈક એટલે ખોદકામ કર્યું કરવું ભગવાનને નસીબની બલિહારી તે ત્યાંથી એને નગદ રાણી સિક્કા ભરેલો કોઈનો દાટેલો ખજાનો મળ્યો ભાગશાળી કહેવાય ને બધાને આવું છે મહેનત કર્યા વગર જો આવો દલ્લો મળી જાય ને તો આ બધાને એમ છે કે આપણને મળી જાય તો આપણને મળી જાય તો આપણને મળી જાય સાચી વાત તો એ છે કે પરસેવા પાડ્યા વગરનો કાંઈ પણ ખજાનો નહીં એક વસ્તુ નહીં એક સામાન્ય પાંચ રૂપિયાની નોટે મળી હોય ને તો એને અડે નહીં એ સુખી એનું સુખ ઓળખાશે નહીં પણ એ સુખી ચોરી લેતા હોય એની તો વાત શું કરવી હરામીઓની પડ્યું હોય ને તોય ના લે કોઈ આપે ને તોય ના લે મારા પરસેવાનું નથી સુખી દેવાની આ કળા છે લ્યો એ રીત છે પણ સમજાય નહીં મફતનું સૌને પચે સૌને ભાવે એક જણાને વૈદ્ય કીધેલું તમને કબજિયાતની દરદ છે જાજરૂમાં અડધો અડધો કલાક બેહો લાઈન લાગી જાય તો બહાર નીકળતા નથી એરંડિયું પીતા જાઓ હવે એરંડ્યું છે આવે એરંડિયું પીધું છે ક્યારેક તો ચાખ્યું છે એવું નહાયું લાગે કોઈ જાય તો અવાજ નાક પાસે આવે તો એને વળી આમ ચાટીને લેવાનું કીધું અજમો મોઢામાં રાખવાનો એ અજમો ચાવવાનો અને એરડીમાં માંગડે ઝાડવાનું હવે એરડ્યું અને હરે અજમો પાછ ચાવવાનું સંભારીએ તોય કાંઈક થાય છે એટલે આને એની પરાણી એની ઘરવાળી એરંડીઓ એને આપે ને અજમો આપે ને હવે બૈર આગળ તો પછી કઈ બહુ હાલે નહીં બિચારો રાયડું પાડતો પાડતો પીએ ને ખાય અરે વળે વળે ગયા અરે ઓ બાબા કરવાળીને કે તારો નખો જ જાય રોજ લઈને મંડી છો વૈદ તો કે પણ તું કા વાહે પડે અરે તારો નખો જ આવે પણ એમાં એક દિવસ બહાર બેઠો બેઠો એરંડિયું જે જગ્યાએ એના ફળીની ઓસરે પીતો હતો ચાટતો હતો ત્યાં જ બેઠો હતો અજમો ચાવતો હતો એરંડિયું ચાટતો હતો ખુશ મિજા વાતની મજા જોઈજો સમજતા આવડે તો પ્રેમથી ચાટે પ્રેમથી ચાટે એમાં એક જણો નીકળ્યો ભાઈ તમે એરંડી ચાટો રોજ સાત વાગ્યા ત્યારે બધાને ખબર પડે છે ઘડિયાળ મેળવે છે કે ઓલો એરંડીઓ ચાટે છે સાત વાગ્યા આખી સોસાયટીને ખબર પડી એટલી રાડ્યું નાખો અને આજ તમે એરડિયું ચાટો છો તો આટલા બધા અવાજ વગેરે આમ થઈ ગયો એટલે અમે જોવા આવ્યા તો તમે તો આમ હસતા હસતા ચાટો છો આજ એરંડિયું શું તમને કોઠે પડી ગયું તો કે કાંઈ કોઠે નથી પડ્યું તો આટલા બધા ખુશ મિજાજમાં કેમ છો તો કે મારે તે એરંડિયું ખલાસ થઈ ગયું હતું પાડોશીને ત્યાંથી માગીને લાવ્યા એટલે પરબારું ઉમેર્યું ને એટલે મીઠું લાગે છે મફતનું મળે એટલે મીઠું લાગે વાત કેટલી મીઠી છે એરંડિયું મીઠું લાગે ઠાકર મંદિરમાં વહેંચાતા પ્રસાદના લાડુ મળે તોય જે પ્રસાદ લેતા જેનો હાથ અંચકાય એ સમજવાનું એ જીવનમાં સુખી થવાની કળા શીખ્યો છે એ સમજાય નહીં કોઈ પ્રસાદ કરાવે છે મફત કરાવે છે ને પાપ ધોવા કરાવે છે ઘણા તો આખી જિંદગી કોકનો પ્રસાદ ખાઈ જાય પણ હરામ એને કોઈ દિવસ થાળ કરાવ્યો હોય ક્યાંથી ધોવાય પ્રસાદ લ્યો પણ પાછા ક્યારેક કરાવો આ નાની ઉંમરમાં આવું બધું જો યાદ રહી જાય ને તો કામ થઈ જાય મોટા તો બધા પહોંચી ગયા છો બધા તમે તો એક પગ અહીંયા એક પગ અક્ષરધામમાં એવું છે એટલે ઓલાને દલ્લો મળી ગયો ભાગશાળી કહેવાય ને હે બધા જ ભાગશાળી માને પણ હકીકતમાં એ દલ્લો મળ્યો એટલે સમજવાનું ભાગ્ય ફૂટી ગયા એને પછી લઈ લીધું લીધું હવે શું કામ મહેનત કરે વાત સમજજો હવે શું કામ મહેનત કરે આટલા બધા રૂપિયા કોણ કોદાળી લઈને બળ કરે બસ પછી તો પરબારો પૈસો મળી ગયો એ વાપરવાનું ખાવા પીવાનું માલ મલિદા ઉડાવવાના નહીતર મરચું રોટલો ને છાશ કે દૂધ જમતા હોય એ શહેરોમાં જાય ત્યાંથી વળી ઢળી આવે ગાંઠિયા ફાફડા જલેબી સાટા પીઝા કંઈક કંઈક લઈ આવે ન ભાડ્યું હોય હાથ પેઢીમાં એવું લઈ આવે બૈરાના હારા હાડલા આવી ગયા નવા ઘડા ઘાટ ઘડાના ઘરેણા આવી ગયા નાકમાં કાનમાં ઘરેણા મીડા ઝલકવા ભાઈને કાંડે હોનાની ઘડિયાળું આવતું બધું આવી ગયું જે દેશી બટન એકમાં હોય ને ત્રણમાં ન હોય એમાં સોનાના બટન લટકવા માંડ્યા કંદોરા પણ ચાંદી સોનાના આવી ગયા મોજડી ઓણીદાર રાજસ્થાનની આવી ગઈ જલસા પડી ગયા પણ આ બધું કરતા કરતા પછી પૈસો હોય એટલે આરે પછી હે પાન મસાલા હે ગુટકા હે વીડિયું હે સિગરેટ એ પીવાનું એ હરવા ફરવાનું એમાંથી બૈરાવારે ફરવાનું કેટલાય દુર્ગુણો આવ્યા પૈસો તો ખા બેઠા બેઠા ખાધા તો રાજાના ખજાના પણ ખાલી પૈસો વયો ગયો બરબાદ થઈ ગયો વ્યસનો એવા પડી ગયા કે એ વ્યસનો હવે ક્યાંથી કાઢવા પછી ખેતર વેચ્યું પાંચ વીઘા વળી બીજું પાંચ વીઘા વેચ્યું ઘર હતું એ વેચ્યું માલ મિલતા બધું વેચ્યું બૈરાના ઘરેણા વેચ્યા પોતાના વીટી સાંકળા જે હતા એ બધા વેચ્યા અને પરિવારના પાંચેય જણા ભિખારી થઈને ભીખ માગતા થઈ ગયા પૈસો નતર કેટલો આવ્યો હતો પણ કેમ બરબાદ થઈ ગયા બે કારણ એક તો પરબારું હતું બીજું વાપરતા આવડ્યું નહીં હાઉ ટુ યુઝ કેમ વાપરવો પૈસો વાપરતા આવડ્યો ને આજે દસ હજાર પગાર હોય તો તમે સુખેથી જીવી શકો એવું પણ હોઈ શકે પણ કેવી રીતે વાપરવું એ ખબર નથી પડતી ઘણા છોકરા આવ્યા હોય માવતર પાસેથી થોડા પૈસા લઈ આવે તો એ વરસ પૂરું પડી જાય ને ઘણા પૂરું પડે જ નહીં પૂરું પડે જ નહીં બે વાલી બેઠા બેઠા ઘેરે પાડોશ પાડોશમાં હતા ને તે બે વાત કરતા હતી કે મારો છોકરો મને અમદાવાદમાં ભણે છે એ મને કાગળ લખે હું અંગ્રેજી ભીણો છું પણ તો એ કાગળ અંગ્રેજીમાં ક્યાંક કંઈક એવા શબ્દો લખે ને અને કાગળ આવેલા તરત મારે તો ડિક્શનરી લેવી પડે અને ડિક્શનરીમાં જોવું પડે મારો છોકરો એવા અઘરા અઘરા શબ્દો લખે એટલે બીજો હતો ને એ કે તમારે સારું કહેવાય છોકરો કાગળ લખે ડિક્શનરી જોવી પડે મારો છોકરો છે એને મેં ભણવા મોકલ્યો છે એ કાગળ લખે અને આ કાગળ આવે એટલે મારે તરત બેંકની પાસબુક જોવી પડે કે કેટલું બેલેન્સ રહ્યું છે હવે મારે જોવું પડે એક ભણે છે એક વાપરે છે ભગવાન ભજવા પ્રીતિથી કમાવવું તો નીતિથી જીવન જીવવું તો રીતિથી બે વસ્તુ જો ઘણા લોકો નહીં મોટા ભાગના આ બે વસ્તુ બૈરાઓ પુરુષો સમેત વિદ્યાર્થીઓ આ તે બધા બે વસ્તુ જો મૂકી દે તો સુખી થઈ જાય એક વ્યસન અને બીજું ફેશન ગુણાતીતાનંદ સ્વામી કીધું છે ને કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા વ્યસન મૂકી દે ફેશન મૂકી પણ આ કોણ જાણે આ માણસ તમાકુની વાહે પીડ્યો છે આ તમને છોકરાઓ ખાસ ગિફ્ટ રૂપે આ વાત છો કુમળી અવસ્થા છે ચંદ્ર શર્મા જાય એવા મુખડા જે આવ્યા ત્યારે તો ઓળખાતા નહોતા કાળા ડામરના પીપળા જેવા હતા આ ઠાકોરજીની ભક્તિ અને પ્રસાદ આવો બધો પવિત્ર ખાઈ ખાઈને ઉજળા તમે અઠવાડિયું રહીને આવજો લ્યો અરીસામ જોજો આવું તેજ હોય કેજો આવું અત્યારે તમે ફોટો પડાવી લ્યો નહીતર વિડીયો ઉતરાવી લ્યો અઠવાડિયા પછી તમે આવો રૂપાળા નહીં ધોળા નહીં તે જ તમારામાં જે છે એ આ અઠવાડિયા પછી તમે આવો અને આવું દેખાય તો તમારા જોડાણ મારું માથું ન હોય ક્યાંથી આવે આ ભક્તિ છે તમે જે કરો છો ને જાણે જાણે તમાકુની પાછળ પીડ્યો માણસ વ્યસનો આવડતું નથી જીવન આ ચરોતને બાજુ તમાકુના ખેતર હોય સાવ વાઇડ વગર ના હોય બધા જ કાંઈ પણ વાવેતર કર્યા હોય એને વાડ હોય ને તમાકુ ન હોય એની અંદર ઊંટિયા આયલા જાય ઘોડા આયલા જાય ગધડા આયલા જાય કોઈ એને અડે હું ગે નહીં હું હું હું ન કરે ઉલટાનું ઊંટિયું તો બહુ ઊંચું મોઢું કરી વાળ્યો જાય એ તો જોવાય નહીં ઊંટિયાને પૂછ્યું કે આવું સરસ લીલોતરી તું તો કાંઈ મૂકે નહીં બધું ખાઈ જા તો આટલું બધું મોઢું કેમ ઊંચું રાખે તમાકુનું ખેતરમાં નીકળે તો ઊંટિયાને પૂછ્યું બોલો આટલું બધું મોડું ઊંચું રાખીને હું કામ આમ જ નીકળી જાય આમ જરા જો આની સામે તો જો કેટલું લીલું છે કેટલું હરિયાળી છે તમાકુ લીલું બહુ હોય બાવ આમ તમે જોવો એમ થઈ જાય કે આ હા હા મતલબ આખાનો લીલો રંગ પાંદડામાં ભર્યો છે ઊંટિયાએ કીધું નથી જોતો એનું કારણ છે શું માણસ થયો ત્યારે બહુ તમાકુ સામે જોયું તો ઊંટિયો થયો હવે જોઉં તો શું થાવ માણસ હતો ત્યારે તમાકુને એટલો પાછળ પડ્યો કે એને પાપે તો ઊંટ થયો હવે જો હું ઊંટ થયા પછી તમાકુની સામે જોઉં તો શું થાઉં ઝેર છે એ તમાકુ વિષ છે તમાકુમાં ઝેર છે તમારે કોઈ પણ કપડાં સાચવવા હોય ગરમ હોય આ હોય તે હોય કોઈ ગારા પીડ્યા હોય તમે તમાકુ મૂકી દો જીવાત નહીં પડે બરાબર છે ને વિષ છે ઝેર છે અને ઝેરનું જ બંધાણ થાય સાંભળજો ઝેરનું જ બંધાણ થાય તમને રોટલાનું બંધાણ એમ ન થાય એક દિવસ રોટલો એક ટક ન મળે બપોરે ખાધો બપોરે ન મળે તો કે તમે નાયડું ન તૂટે ને રોટલી ભાવે ભાખરી ભાવે પૂરી ભાવે પુડલા ભાવે ભજીયા ભાવે ટાઢોળાના કાંઈ ન હોય તો રોટલી છાશનું વઘારેલું સરસ મજાનું રોટલીનું શાક ભાવે પણ કઈ રોટલાનું બંધાણ ન થાય વ્યસન ન થાય કારણ કે ઝેર નથી અરે તમને સાવ બંધેલી વાત કહું વિસાવદર બાજુ આપણે સંતો ગયેલા અને માધવપ્રસાદ સામે અત્યારે ક્યાંથી ખબર નથી પણ એ અત્યારે હારી અને ખેતરમાં ક્યાંક સાવ બંધેલી વાતો તો કોઈની વાડીએ ચાર વાગે નાહવા માટે નીકળીએ ને વર્ષો પહેલાની વાત હવે તો મંદિરોમાં સગવડતા છે ત્યારે નહીં એટલે સંતો ચાર પાંચ જણા એ બાજુના કોઈ પટેલની વાડી છે તે ત્યાં નાવા ધોવા માટે ચાર વાગે નીકળ્યા એ જતા હતા એમાં એક આમથી ઊંટ્યું સંતોને જોઈ ગયું અને ઊંટિયું દોડ્યું છે સાધુની વાહે અને એ ઝાડ જંગલ આવળિયાન બાવળિયાન કાટાન ઝાંખરાન ખાડાન ટેકરાન પથરાન આબળ ખૂબડ જમીન અને ઊંટિયો લફરાક લફરાક લફરાક લફરાક લફરાક એમાં માધવ પ્રસાદ સ્વામી એને સોડા લેમનના તળિયા જેવા ચશ્મા એની પાછળ ઊંટ પીડ્યું ઓલા બધા ઇતર બિતર થઈ ગયા ને આને ઓછું દેખાય એમાં ચશ્મા એમાં ઊંટ્યું ને એ લફર તફર એ પાછા લાંબા એ આમ લાગે બે માંથી ઊંટક્યું ખબર પડે નહીં પણ ભાઈ જાય જીવ બચાવ ઊંટ્યું એવું પાછળ દોડે એવું દોડે તે એમાં એક વીસ પચીસ ફૂટ ઊંડો ખાડો આબળિયા બાબળિયા ને કાંટાની તો જાળી લાગી ગઈ હતી સાવ સાચી વાત એ જાણ્યું કા આવ્યો એ એમાં ગયા અને આ ઉપર તો બધા આવડાવડા હોળાવાળા કાંટા એમાં ઉતરી ગયા અંદર અને ઓલો ઊંટ હતો ને અહીંયા એની ચારે બાજુ ગળઢિયો બોલા એવું આમ મોટું લાંબુ કરીને ગળઢિયો બોલાવે ને ઓલા અને પછી ઓલા સાધુ બધા પણ ઓલી ઊંટ લઈને નીકળે ને પાછળ ડોસી પાછી આમાં કરગરવું કોને બાય હારે એ વળી ડૂંટ લઈને નીકળેલી ઊંટ લઈને એ હાથમાં આવડું દંડી દંડીકું એ પછી પાછળ દોડી આવે હવે એ મુવા મુવાલા જેવા દોડીએ કે હરખા અને ઊંટ એના હાથમાં રહ્યું નહીં અને દોડતી દોડતી પછી ત્યાં આવી સારું થયું ઓલા ગાડામાં હતા એ ઊંટને પછી ઝાલ્યો બે ત્રણ લાકડી મારી અને કે મારા બીજું કાંઈ નથી મારું ઊંટ કાંઈ કડતું નથી તમને મારતું નથી આ તો એટલે વાહે પીડ્યું છે એ ગામમાં એક બાપા બધા મહારાજ આવે છે બાવાજી તે એને બીડી પીને એના નાકમાં ફૂંકું મારી મારીને બીડીનું બંધાણી કરી દીધું છે એટલે ભગવું લુગડું ભાળે ને એટલે બીડી હાટું દોડે છે એને એમ કે આ લુગડા વાળો મને બીડી પાહે એટલે બીડી હાટું દોડે છે તમારી પાસે બીડી હોય તો દિયો હવે આપણી પાસે બીડી કેતી હોય એ બીડી નહીં દો ત્યાં સુધી નહીં જાય હવે હર કરવું શું લ્યો અને બોલો એવા બોલાવા ગરગડિયા બોલાવે પછી તો ભાઈ મારી પીટી બે ત્રણ જણાને ખબર પડી આવ્યા લઈ ગયા માર્યું માંડ માંડ કાઢ્યા ઊંટલે લઈ ગયા પછી ઓલા સ્વામી સાધુ હતા ને હારી નીકળો તો આમાં કેમ નીકળવું એટલે ગરી ગયા એ કેમ થયું કાઢવા માટે કેટલાય ઝાડા કાપ્યા ત્યાં બહાર નીકળ્યા હવે રસ્તો થાય નીકળે નહીં લ્યો બોલો આ તો ભય છે ને નાળા ઠેકાવી દે ભયમાં શક્તિ નીકળે છે ભાઈ એટલે ભયને પણ એક ઉર્મી કીધી છે બહુ આખી રાસાયણિક પ્રક્રિયાઓ છે શરીરમાં કે હોર્મોન જ્યારે ભય થાય ત્યારે શું થાય એનાથી કેવો માણસની પ્રગતિ પણ થતી હોય છે ખરે ઠીક છે ને આ બીડીઓ તો હવે ઠીક છે એના પ્રમાણ તો બધા ઠીક છે નહીતર તો આમે તમે જુઓ કે એ કાળજા બાળવાની જ વાત છે ને દશા જોઈને ગરડા તો ગામડે ગામડે હશે ઘણી <coughs> પછી અવસ્થા થઈ જાય ને ભેપતા હળી ગયા હોય આ આ બાપા જા ભગવાન બાપા લક્ષ્મણ બાપા પંચોતેર વર્ષ થયા છે હવે એને સંઘ ફૂંકવા હારે રાખે છે બરાબર હવે એ બીડીયું પીતા હોય તો સંઘ ન ફૂંકી શકે ફેફસા ખવાઈ જાય અને એને એક એક મિનિટે હુરાતન ચડે પંચોતેર છોતેર વર્ષે શંખ ભૂકવો એ કઠણ છે એક ભાઈને ઝાડાનું દર્દ તે ડોક્ટર વૈદ પાસે ગયા કેટલાય ડોક્ટર બદલાવ્યા કેટલું કર્યું પણ ઝાડા મટે જ નહીં પછી એક અનુભવી વૈદ પાસે મોકલા અને અનુભવી વૈદ્ય એને બધા તપાસીને પછી કીધું એ કે તમે આટલી બધા બિલ કર્યા આટલા બધા ફાઇલો કર્યા એટલે બધા ઝાડા મટતા જ નથી તાળો ગજબ કહેવાય અમારે અમારા દેશી વૈદની દવાઓ બધી આવી ગઈ છે છતાં ઝાડા મટતા નથી પછી એને એક લાયક અનુભવી વૈદ ખરો ને ઘણું બધું ચોપડામાં ન હોય એટલે એની તમે કરો છો શું તો કે હું રામજી મંદિરનો પૂજારી છું તો શંખ વગાડો તો હા તો બંધ કરી દો મટી જાય આ તો આપણે છે ને કોઈ બદ ઈરાદો નહીં પણ શું લક્ષ્મણ બાપાને કદાચ દરદ હોય તો ચેતી જાય એટલે હવે વ્યસન હોય તો એ શંખ ન ફૂકી શકે ને ફેફસા ખવાઈ જાય અને એ પાછું બીડીના વ્યસનની એવી તકલીફ ગઢપણ થાય એમ વધારે માગે ને વધારે માગે ને વધારે હલવાય ને પછી ફેફસા ખવાય ને પછી જે કપ ને ઉધરસ થાય એને મટાડી નો ઠોં ઠોં અને પાછું એ પેલા જમાનાની પેલી વળી કળું ને કળી ને ચકમક આવતું ખબર હવે માચીસ ને દિવાસી ગેસના લાઇટર આવું બધું મળતું હોય પેલા ક્યાં મળતું એ વળી ભૂંગળી હોય એમાં ઓલી કળી નાખી હોય કળી એટલે ચોઈની નાડી જવું એ હળગીને પાછું એમાં ઠાર નાખ્યું કોલસા જે હોય પછી ઓલો એક ચમકનો પાણો હોય એ તમને જડે ન જડે હું ઘણા છોકરાને પૂછું તમે જન્માષ્ટમી ઘેરે જાઓ છો તમે હુડિયા લાવજો તો કે હુડિયા હું કપાળ તારું કપાળ તાવડીના તળા જેવું ગામડામાં રહ્યો કાઠિયાવાડમાં રહ્યો અને હુડિયાને ઓળખતો નથી હું એમ કહું તમે ખરખોડી છે ને એના પાંદડા ફૂલ લઈ આવજો વિટામિન એથી ભરપૂર છે ખરખોડી શું આ તું ઉભો ખરખોડી ખરખોડીને વેલા નથી ઓળખતો ગામડાનું આ ભૂલી ગયા લ્યો ખરખોડીના વેલા ખાતા હોય એને એને કેટલી બધી દવા ઔષધિ થઈ જાય હુડિયા પોપટની ચાંચ જેવા ખાય કુણા કુણા એ પીપરની પેપડીને વઘારીને ખાય શું દવાની જરૂર પડે ગામડામાં પણ ગામડામાં દવાખાના ભરપૂર કારણ કે આવું બધું ખાતા જ નથી હાવ ભૂલી ગયા બધા હુડિયા ઓળખે નહીં કોઈ એટલે એ કડો ચમક્યો પાણ આવે પથરો આવે ન જડતો હોય તો મને કેજો હું ગોતી દઈશ અને એ વળી કડિયારી નીચે મૂકે ને આવડી લોખંડની એક ટુકડો હોય એ આમ ટીક કરે ટીક કરે એમાં તિખારો જરે ખબર છે ઓલી આ ચીન ચીની માટીની પેલી રકાબી તૂટી જાય પછી એને તમે બારણા પાછળ લઈને આમ કરજો તિખાર જરશે એવો ચમકપાણો હોય એ આમ લોખંડ નીકળીને કડું મારે ટીક કરે ટીક એમાં હાથ આઠવા ટીક ટીક ટીક ટીક કરે હવે એક તો સિત્તેર એસી વર્ષનું ખોખું થઈ ગયું હોય અને પાછું અવળું હોય એ બીડી વગર રેવાય નહીં અને બીડી પીએ જેવી ગૂંટ લે અને તરસ ઉધરો ચડે અને હવે એક તો આમ કરી કરી આમ બેઠો હોય બાબા એમાં કળ હેડી જાય સારું છે વિડીયો નથી પછી ઓલી બીડી હીરા સાપ કાઢે હીરાલાલ ત્રી સાપ એ લઈને એને માંડે એ પણ જેવી પછી જગન ઘૂંટ લે એમ કરે આને ઓલી ઉપડે છો બેઠો થાય પાછા હાલે નહીં એટલે પાછું પણ જેવી ગોઈટલી એટલે પાછું પાછળ એમાં વેરાયટી આવતી જાય ઘણી વાર એવી ઘણી વાર ઠંકું આવે પછી લવો નો વળે હા રામજી ભાઈ આવો હજી વાત સાંભળજો આવો આવો રામજી આવો બે હારું હારું છે ને તમને પૂછું હારું છે હા મને હારું છે હા હારો હારો જો મેં મારી જિંદગાનીમાં કોઈ દી પાપ નથી કર્યું મારી જિંદગાનીમાં મેં કોઈ દી પાપ નથી કર્યું પાપ નથી કર્યું તો હદાવ્રત કર્યું આ આખું કરીને કર્યું એ ઓલા મકોડા ફરતા હોય એના ઉપર જઈને આવો લોંદો પડે મકોડા અઢી અઢીસો મકોડાના ઢીંડા ભાંગી જાય હાલી ન હકે કેટલે તો સ્વર્ગવાસી થઈ જાય આવું પવિત્ર ગંગાજળ આવે સ્વર્ગમાં સીધા મકોડાનું ફેમિલી એમ સમજે કે આ ચાહણીનો કડાયું ઊંધું કોઈને વાયું અને મેં મારી જિંદગીમાં કોઈ પાપ નથી કર્યો આવો ભાઈ આવો બોલો એ બીડિયું છે ને નાના છોકરા પીએ ને એ એ તો બહુ શરમ લાગે પણ હવેની જે વાત છે ગુટકા આવી ગયા ભાઈ સાવ મુખવાસની જેમ અને આમ સુંદર લાગે એવી સોડમ આવે હે ને મુંબઈ હું ગયેલો ને <clears throat> ખાસ વર્ષો પહેલા ત્યારે વ્યસન મુક્તિ ઉપર હવે તો વ્યસન નથી બોલતો આ તો બહુ છોકરાઓ માટે ક્યારેક ક્યારેક આવું કરે બાકી હવે એ તો કર્યું સીધી વાત છે ને ભાઈ તમે ખાવ તમે મરો મારા બાપનું શું માં છોડી બાપ છોડ્યા બધું છોડ્યું તમે ખાઈને તમે મરો પૈસા તમારા હેરાન તમે થાવ અમારે શું લેવા દેવા શું કેમ ગળા તોડીએ દયા આવે આવડે મજૂર હોય ને આપણે જોયા રાખીને એ હાવ નાની છોકરીઓ નાના છોકરા ફટ દઈને ઓલી જોળીમાંથી કાઢી જોળી જ હોય બીજો તો કઈ ડબરો પટ્ટી ન હોય એમાં લઈ અને ફટફટ પાંચેય ભાંડાડા હોય ને થોડું થોડું ખાય મને આંખમાં આંસુ આવી જાય ઘરે આ બિચારાને ખબર નથી કે ઝેર ખાય છે એનો બાપ ખાય એની માં ખાય છોકરાએ ખાય ભયંકર ઝેર છે ટીવી ઉપર ઘૂમતા એનામાં આ બધું બતાવેલું મુંબઈમાં મને એનો <clears throat> જેમ બનાવતો હતો ને એ મળેલા વ્યસન મુક્તિ માટે બોલાવેલો વર્ષો પહેલા હું ત્યારે ગયેલો એક પછી એક પ્રવચનો ચાલતા બહુ બોલતો હવે તમારે કેટલું આપણે તો મગજમાં નીકળી જાય ને પછી તો વર્ષો થઈ ગયા શું આવે એ જ કર્યા રાખી બીજું કરીએ ત્યારે એને પકડી આવેલા કોઈ કે ભાઈ તમે તો સાંભળવા આવો એટલે એ આવ્યો હતો પછી એ તો દોઢ બે કલાક આ બધું આ બધું આવ્યો તો એ તો બિચારો પછી મન કે સ્વામીજી મારે ઘેર પધરામણી કરશો મને કઈ ખબર નહીં કે આ તમાકુ ગુટકાઓ બનાવવા વાળો જ છે અને એ કઈ મોંમાંથી ફાટ્યો નહીં કે હું એ છું મેં જ કોઈ હારો માણા છે ને હારા માણા જાય ત્યાં ગયા બેઠા બહુ સારી ને બેઠા પૂજા થઈ આ થઈ ઠાકોરજી પાસે થોડા રૂપિયા મૂક્યા બધું બધું કરે બધું પણ પછી બિચારો રોવા માંડ્યો મને કે સ્વામી આ તમે જે રાતે વાત કરીને હું આખી રાત હુઈ ન કહો કારણ કે આ બધું હું બનાવવા વાળો હું છું અને સ્વામીજી હું કહું છું ને અમે બનાવીએ છીએ અમારા ઘરમાં મારા સહિત અમે ક્યારેય એને અડીએ નહીં અમે ક્યારેય અડીએ નહીં મેં કીધું કા તમે બનાવો છો તમારે ખાવું છે ને તમારા છોકરાને પ્રેમથી આપો સ્વામી જેના પૂર્વના હાવ ભાગ ફૂટી ગયા હોય ને એ આ ખાય આ એનો માલિક બોલે જેના પૂર્વના હાવ ભાગ ફૂટી ગયા હોય ને આમ હાથ કર્યો મને બધું યાદ છે જેના પૂર્વના હાવ ભાગ ફૂટી ગયા હોય ને એ સ્વામી ખાય કેમ બને છે શું થાય છે એ અમે જાણીએ છીએ આ તો સોડમ નાખી દે પેલા તો સાવ રિજેક્ટ થયેલી ખોરામાં ખોરી નકામામાં નકામી સોપારી જે બજારમાં ચાલે નહીં શેકેલી કે કાચી શેકેલી કાચી બજારમાં ચાલે એ તો બજારમાં માર્કેટમાં ભાવ ઉપજી જવાનો છે ને સમજી શકો છો તમે પણ જેનો ક્યાંય ન અનુકૂળ પડે કોઈ રીતે અનુકૂળ ન આવે જેવી સડેલી ખોરી કે રિજેક્ટ થયેલો માલ હોય એ જ અમે લાવે બધા કારણ કે એમાં જ કોઈને ખબર પડવા નથી ભડી નાખવાનું સુગંધ દાન તેને બધું નાખવાનું પણ એમાં ગરોળીની પૂંછડીઓ સૂકવી પાવડર કરીને પણ નાખવામાં આવે છે હવે આ બધા એકાદશીએ ને ફરાળના દિવસો ને હિન્દુ ને આ બધું માંસાહાર નથી અને શાકાહારી છીએ આવા બધા એમાં દ્રવ્યો નાખે કારણ કે તો જ આમ કીક મારે જરીક ખાય ને કીક મારે આવું બધું હિન્દુનો દીકરો હોય સજ્જનનો દીકરો હોય સત્સંગી હોય અને જેને જીવન જીવવું છે એ આવું ઝેર પેટમાં નાખે નહીં વ્યસન આખરે વ્યસન છે અને ગુટકા છે બહુ ખતરનાક હું તો બીડી કરતા ગુટકા વધારે ખતરનાક છે આજે રાજકોટ હોય અમદાવાદ હોય તમે કેન્સર હોસ્પિટલો જોઈ આવો વર્ષે કેટલા લોકો ગુટકા ખાવાને લીધે કેન્સર થઈને આવે છે નામ તો જાહેરમાં નહીં દઉં પણ તમે એ ડોક્ટરને ઘણા વિદ્યાર્થીઓ દવા કરાવવા જતા હશે એમાં મોડું કપાઈ ગયું છે ને નામ નહીં દઉં હે મારે સારો કોન્ટેક્ટ કારણ કે હું પેલા બધું દવાનું કરતો આગળ મોઢું કપાઈ ગયું સાત કલાક ઓપરેશન આવી લીધું ગુટકા ડોક્ટર હોવા છતાં એમડી ડોક્ટર પણ ભણતા હોય ત્યાંથી લત ચડી ગઈ હોય પછી જાય નહીં આમાં શું છે આમાં શું છે કેવું વિરૂપ થઈ જાય તમે આ શરદ પવારનું મોઢું જોવો છે છાપામાં આપણને હવે કેમ એની પાસે બેહવું કેવા સરસ રૂડા રૂપા દેખાવ છો તમને તમારા પોતા ઉપર દયા નથી આવતી પોતા ઉપર દયા ના આવી આનાથી અધમ કોણ કહેવાય આવા જડબા કાપીને પછી ભરે અને જેમ જેમ તમે ગુટકા ખાતા જાઓ અત્યારે તમે છે ને સાચું તંદુરસ્ત હેલ્ધી માઉથ હોય તમે ચાર આંગળી આમ મોઢામાં ગાલી દો એટલું મોઢું પોળું થાય જેમ જેમ ગુટકા ખાતા જાઓ ને હાંકડું થતું ખુલ્લે જ નહીં ખુલ્લે જ નહીં આ વર્ષો પહેલા એ રસોઈ હતી બધા જમવા બેઠા હતા પછી બાલસામી બધા વેલા બધાને પીરસતા હતા એટલે એમાં વળી વેલા હરિભગત કે સામે આજ તો તમે બધાને અડધો અડધો લાડુ છે ને બધાને મોઢામાં દો વર્ષો પહેલાની વાત એટલે બધાને દેતા દેતા એક જણો બેઠેલો એની પાસે આવ્યા અને લડોઈ તો કે અરે ભાઈ હું મોઢામાં ગરતું નથી ગુટકા ખાઈ ખાઈ એટલું ચકલીના ટેટા જ એટલું ખુલે મોઢું જ ખુલે નહીં બોલો નજરે જોઈ લો હું ભાવનગર ગયો તો ત્યાં એક જરી કામ હતું એક જણા ત્યાં તેનો છોકરો પાંત્રીસ વર્ષનો હતો પાંત્રીસ વર્ષ એટલે કઈ બહુ કહેવાય જ નહીં બધું એ સંભાળે ફેક્ટરી આખી મારે બધા વાતો કરે પણ કેમ છે સ્વામીજી હને કેટલા નહીં રોકાવાના છો તમે ક્યાંથી આવો છો તંબોરામાંથી આ મેં કીધું તને આ શું થઈ ગયું છે જન્મ છે ગુટકં ગુટકં ખાઉં ગુટકં આજે ઘણી હોસ્પિટલો ઘણા તમે પૂછો તો એ બધા ઘણા તો પછી આવી આવી એને ઓલા શું કહેવાય શીઘ્રા વસાવા પડે અહીં મૂકે મોઢામાં અને અહીં ચડાવે અને ઘડાય તો ગરિયો લઈને હવારમાં બે ગરિયાને ફેરવતા જાય અંદર ઉતારતા જાય મોડું પોળું થાય એવી કસરત કરાવી પડે આવા ધંધા કરવાના તે પેલા શું કામ ખાતા છે અરે આ આ હાવ કુમળી ઉમસતા હોય એટલે કઈ ખબર હોય ને કે આ થાય છે અને અત્યારે માનો કે આ રાતના નવ વાગે મારે આ બળતરા કરવાની શું જરૂર છે પણ એમ થાય કે આ શુક્રવારને આ બિચારા આને દયા આવે એમ જેના કહો ને સાવ મરી પરવાર આવે ને એ કરે આ એક જણો શિખર ઉપર ફરતો હતો પર્વત ઉપર તો ત્યાં બરફ અને બધું એવું ઓવરકોટ બધું પહેરેલું બહુ વાત તમે જોજો મારે કઈ લાંબુ કરવું નથી પણ એક પછી એક વાત યાદ આવે છે એટલે આ છોકરાઓને કરી નાખીએ ને પછી ક્યારેક ક્યાં બેહવાનું થાય તો શિખર ઉપર આમ ફરતો હતો ડુંગર ઉપર બરફ ચારે બાજુ ઓવરકોટ પહેરેલો ઠંડુ વાતાવરણ લખ લખું એમાં ક્યાંકથી અવાજ આવ્યો બચાવો બચાવો આને થયું અરે બિચારો કોઈક થૂજવાતો છે પણ જ્યાં જોયું ને તો લાકડા જેવો થઈ ગયેલો સાપ પડેલો પણ કોબરા કિંગો હવો કાળો તરો આવો જાડો ફેણ ચડાવે તો આમ જાણ આમ થઈ જાય અને આમ આપણે આમ ફૂંક મારે તો તાળવું ફાડી નાખે એવો ઝેરી સાપ આ તો અટક્યો પણ એ સાપ જ બોલતો હતો આ ટાઈટનો મરવા પડી ગયો છું છીછવાઈ ગયો છું મહેરબાની કરીને મને આશરો આપો બચાવો બચાવો બચાવો આને દયા આવી ગઈ વાત સમજો અક્કલ હોય તો સંભળાય છે કાનમાં બરાબર સાપ પીડ્યો પીડ્યો કે છે ભાઈ સાહેબ તમારી ગાય છું તમારા ડેલીનો કૂતરો છે મને ગમે તેમ બચાવી લો હું મરી જઈશ દયા કરો આને થઈ ગયું પણ તું વિષધર અને હું તને કેવી રીતે બચાવું મારી દશા જો મારા ઉપર દયા કર મારા ઉપર કરુણા કર બચાવી લો હલારે બિચારા દયા આવી શું આવી એને લીધો આમ આમ કરી અને ઓવરકોટ હતો એ તો ઓવરકોટ મોટા હોય ને સુધી રૂછાવાળા એટલા એટલા જાડ આખા ઊંટિયાના નથી આવતા એને ઓવરકોટના ખિસ્સામાં રાખીને આમ કરી દીધું ઉપરથી મળ્યો ધીમે ધીમે નીચે ઉતરવા તલેટીએ જ્યાં ઉતર્યો ત્યાં તો ઓલાને ટાઈડ ઉતરી ગઈ ફ્રેશ થઈ ગયો તાજગી આવી ગઈ જીવંત થઈ ગયો હે તળેટી પહોંચતા પહોંચતા તો એ એકદમ તાજો માજો થઈ ગયો અને એમાંથી મોઢું બહાર કાઢી અહીંયા એને ડંખ માર્યો અને આ બોલ્યો રૂપક કથા છે પણ મર્મ કેવો જિંદગીનો અરે મેં તારા ઉપર દયા કરીને તને જીવતદાન દીધું ને મારા ભારે તને ઉપાડીને તલેટીથી અહીંયા લઈ આવ્યો અને નગુણા તેજ મને ડંખ માર્યો કાકલુદી કરતો હતો અને મેં તને બચાવ્યો મારા ઉપર તને દયા ના આવી ફટરે ત્યારે ઓલો સાપ બોલ્યો તને ખબર હતી ને હું કોબરા છું તને ખબર હતી ને હું ભયંકર વિષધર છું હું ડેંડું નથી હું મોર પોપટ ચકલી નથી ખબર હતી ને તને તો કે મને ખબર હતી તું ભયંકર વિષધર છો તોય મને શા માટે લીધો એ તારી ભૂલ છે એ ભૂલનું ફળ તને મળે મળે ને મળે જ કથાનો સાર શું છે રૂપકનો આ વ્યસનો છે ને એ ઓવરકોટમાં દયાએ કરીને લાલચે કરીને મીઠી મીઠી સુગંધે કરીને સંઘરેલા ભેરી જેરી ભયંકર જેરી સાપ છે એ ગમે ત્યારે ડંખ માર્યા વગર રે નહીં રીએ નહીં ને રે એનો ડંખ આવે જુદી જુદી રીતે આવે અશોકભાઈ ભાવાણી બાપુનગરમાં તમે સાંભળજો નામ સાથે કહું છું વ્યક્તિની મુલાકાત કરવી છે ક્યારેક બોલાવશું એવું હશે આવે છે દરેક ફંક્શનોમાં એ પોતે જ આ બાપુનગરમાં આપણે એકવાર કથા પ્રસંગ હતો અને ત્યાં આ ટેક્સના મેદાનમાં ત્યારે આપણે બધું કરતા જતા બધું ઘણું બધું ત્યારે સમાજ થતો એ કથા પાંચેક દિવસની પૂરી થઈ કેટલા રિક્ષાવાળા અને સામાન્ય લોકો રિક્ષા કરી કરીને અહીંયા આવે મારી પાસે આવે મળે વ્યસનો મૂકે બાપા આ મૂક્યું તમારી કથા સાંભળી આમ છે એવું એવું જબરું થયું હતું થાય ને લોકો તો રોજ સાંભળતા હોય એને અસર ન હોય લ્યો બોલો એને જલેબો થઈ જાય અશોકભાઈ બાવાણી એને આ વ્યસન મુક્તિ આ બધું થોડું સાંભળ્યું કેસેટ હાથમાં આવીને એ પોતે આ ગુટકા ડુપ્લિકેટ બનાવે અને બીજી કંપનીના નામે ભરી અને બધું થતું છે માલ ડી કહેવાય ડી બોલેલ સમજી જાય બધા એને બધું ફેક્ટરી <clears throat> બધું ચાલે એને આ કેસેટના બધું સાંભળ્યું ધકતી કમાણી ધીકતી અને એનું નવરા મંડળ આખું એનું નામ પાડેલું નવરા મંડળ ભાઈબંધોનું ગ્રુપ એ નવરા મંડળ એ દિવસમાં સાંજે બધા ધંધેથી છૂટીને પછી મળે એ બધા કોઈ જગ્યાએ હોટલ કે કોઈ એવો કિનારો ગોતે બીડી સિગરેટીઓ ફૂકે ખાવાનું પીવાનું બધું મંગાવે એ જલસા મારે અને પછી રાતના બાર એક બે વાગે બધા છૂટા પડે એ જલસા મંડળ અને જલસા મંડળને કોઈ વતાવે નહીં આવા પાછા ખારા પાણીએ અને એના ઘરના બૈરાય આ અશોકભાઈ થી આમ ત્રાસે કારણ કે મગજ ફાટેલ તીખો તોમ એમણે આ બધું સાંભળ્યું અને કોણ જાણે કયો સતયુગ હશે એને થઈ ગયું કે આ તો પાપનો ધંધો છે આ કરાય ધંધો મૂકી દીધો પણ એણે પછી બધું શું કહેવાય બધું ઇન્ટ્રો કર્યો અને બધું બતાવ્યું આ આ કેમિકલ તમે તાજો ઝાડવાનું ડાળખું કાપી અને આપો એને એ જે કેમિકલ એમાં નાખે ગુટકામાં એમાં એક આમ બોળીને કાઢી લે કાળું રાખ એ કે આ ઝાડવા નાખો ઝાડવું સુકાઈ જાય હું સિગરેટ પીઉં છું પણ આ નથી ખાતો કારણ કે હું બનાવું છું ઝાડવો ઘેઘુર લીમડાનો હોય તમે નાખો થડમાં આ એક બાઉલ છે નાખો ઝાડવું નહીં રહે એ ગુટકામાં આવે છે અને સામે બીજી શું તાજુબની વાત કહો અમારી જે ફેક્ટરી છે ને ત્યાં કબૂતરા માળા મૂકે ઈંડા મૂકે પણ એકે ઈંડા ફૂટીને બચ્ચા થાય જ નહીં આ ગુટકાનું પરિણામ વૈજ્ઞાનિકો ડોક્ટરો કે જ છે કે વ્યસનોથી નપુસંગતા આવે છે અને પ્રજોત્પત્તિ નથી થતી પછી ધીમે ધીમે કેટલું બધું માણસ ગુમાવે છે બાળકોમાં કેટલું ઉતારે છે તમારી દયા ન ખાવ તો કાંઈ નહીં તમને તમારા બાળકો ઉપર તો હેતોય નહીં એના ખાતરે માણસ આ બધું ન કર એના ખાતરે તમારી જિંદગી બગડી પણ બીજા જે તમારે ઘરે મહેમાન આવે છે એની શું કામ બગાડવી એની શું કામ બગાડવી એટલે એ પછી તો આખો ધંધો બંધ થઈ ગયો પૈસા બધા થઈ ગયા હીરા ઘસવા બેઠા એના માટે તો સાવ નાલેસી જેવું કામ કહેવાય ને ભલે મને આખું મિત્ર મંડળ છોડી દીધું મિત્રોને બાય બાય કરી દીધું કે ના હવે હું નહીં તમને મળી શકું અને આપણા જલસા બંધ છે સિગરેટ બિગરેટ બંધ છે પીવાનું બંધ છે ધંધોય બંધ છે હીરા ઘસવા બેઠ એ કરીશ આ નહીં કરું આજની તારીખમાં એ નથી કરતા આજની માણસ સામાન્ય રીતે મહિનો બે મહિના થોડો વરસ દાડો જીક જીલે નહીં એ નહીં બીજાને છોડાવે વ્યસન કે ભાઈ હું તો એ બનાવતો આ ખાતા પીતા નહીં તમે આ ભયંકર ઝેર છે હવે બનેલી ઘટના એટલી અસરકારક મને લાગી હું તો આ મારે તો કઈ ખાવું પીવું કે મારે છે જ નહીં હું તો આ બધા તમારા માટે આ બધો મસાલો રાખું દુનિયાનું બધું જાણવા માટે મેટર હોય આપણી પાસે પીડ્યું હોય ક્યારે ક્યાં કામ આવે બીજાને અરે ખાઈએ પીએ તમારું પહેરીએ ઓઢીએ તમારું રે રે તમારું તો ક્યાંક જો કોઈક બાળુડાને કોઈક ઘરડાને કોઈક કઈ પરિવારમાં કે એકાદો શબ્દ લાગી જાય એનું કામ થઈ જાય તો અમારું જીવન સફળ થઈ જાય આ આમાંથી જિંદગીભર કોઈ એવી આજે એક છોકરો આવ્યો એ કે બસ મેં સામે પ્રતિજ્ઞા લીધી છે આજે જો ઘેર જવાનું હતું એ કે મેં પ્રતિજ્ઞા લીધી છે હજી નાનો જ છોકરો છે મેં પ્રતિજ્ઞા લીધી છે ગમે ત્યાં જઈએ ગમે તે રીતે આપણે ધંધામાં કે જીવનમાં ગમે ત્યાં આગળ વધીએ કે જે થાય તે પણ કોઈ દિવસ ગમે તેવા ઉલટ સુલટના પ્રસંગો થઈ જાય પણ પૂજા કોઈ દિવસ મૂકવી નહીં આ મેં પ્રતિજ્ઞા લીધી વિચારો આવે એ બહુ મોટી વાત છે ને એટલે આમાં આ સાંભળ્યા પછી આપણે તેવું કરાવતા નથી પણ આ ઠાકોરજી બેઠો છે જેટલા સાંભળતા હોય ને એમાંથી એને બધાએ પ્રતિજ્ઞા લઈ લેવી જોઈએ કે જિંદગી ભર આ વસ્તુ વ્યસન માત્ર જીવનમાં નહીં આવે નહીં આવે ને નહીં આવે એવું હોવું જોઈએ એક પ્રસંગ તમને એ ઇટ ઇઝ હું વાંચી સંભળાવું છું આ છોકરાઓને આમાં તો બૈરાઓને જાણવા જેવું છે પણ ઘણા બૈરાઓને પછી શું હોય કે આ તમાકુ ગુટકા આપણે ક્યાં લેવા દેવા છે એટલે ગરભેગા થઈ ગયા આપણે આપણા કામની કથા વાર્તા તો બે છે કામકાજે હશે નો પ્રોબ્લેમ આપણે કઈ જોતા નહીં પણ આમ સેજ આમ દ્રષ્ટિ કરે ખબર તો પડે એટલે એને એમ થાય કે હવે આ તો છોકરાઓનું ગુટકા પ્રકરણ હાલે છે એટલે હવે આપણે કઈ જાણવાનું આમાં છે નહીં એટલે આપણે હાલો ઘર ભેગા થાય અરે એને જાણવાનું છે હવે જો આમાં આવશે સાંભળજો હા હું જોવો છો હા મારે ચશ્મા છે પણ હવે આ બધું શું છે આ તો સત્સંગનું ગોઠવાળું હોય એટલે આમાં તો એકાદ શબ્દ હું તાત્કાલિક બનાવીને મૂકી દઉં તો હું વાંચી નાખું કડકડાટ વચનામૃત એમને વાંચી નાખું બાકી જે મને ચશ્મા બાકી પછી કઈ દેખાય ને હવે આ વાંચું હું એમને વાંચી ન શકું એટલે મારે ચશ્મા લાવવા પડ્યા એટલે આજ તમને પહેલી વાર મારું આવું દરહણ થયું સાંભળો ક્યાંક ક્યાંક મારે શબ્દ ફેર એટલે છે પારિવારિક કથા છે એટલે કદાચ મારે શબ્દ બદલવો પડે કારણ કે એને બધું લખ્યું હોય એમાંથી હું બહુ વિચારીને થોડું એવી રીતે બોલીશ પણ છે પ્રસંગ એજ ઇટ ઇઝ બોલીશ તારીખ ઓગણીસમી આવો જ વૈશાખ મહિનો હતો ગ્રીષ્મેની પરાકાષ્ઠાઈ હતી તારીખ ઓગણીસમી આવો જ વૈશાખ મહિનો હતો ગ્રીષ્મેની પરાકાષ્ઠાઈ હતી બપોર આકરી અને સખત હતી મધ્યાહનમાં શેરની સડકો સુમસામ હતી એ દિવસોમાં વડોદરામાં એક સુખી પરિવારમાં એક દીકરી હતી બાપાની એ લાડકી હતી માતા પિતાએ એને ખૂબ લાડથી ઉછેરી પોતાની દીકરી સુખી થાય એ માટે એને ભણાવવા ગણાવવામાં બધી જ સવલતો આપી અને દીકરી ખૂબ ભણી હમણાં હમણાં એણે બીએ બીએડ પણ પૂરું કર્યું એ વખતે એની ઉંમર બાવીસ વર્ષની હતી ભણવાનું પૂરું થતા એના માતા પિતાએ મૂર્ત્યા જોવા માંડ્યા એક સાંજે હેમાંગ નામનો છોકરો એને જોવા આવ્યો દીકરી સરસ રીતે તૈયાર થઈ હતી દેખાવ પણ ભગવાને સારો આપ્યો હતો સાંજે હેમાંગ એના માતા પિતા સાથે આવ્યો હતો હેમાંગ પણ દેખાવડો ઊંચો અને સરસ યુવાન હતો પ્રથમ મુલાકાતમાં જ બંને એકબીજાને પસંદ કરી લીધા હેમાંગે સીએ કર્યું હતું સીએ એનું પૂરું થયું હતું એણે એની ઓફિસ પણ શરૂ કરી હતી આ બંને છોકરા છોકરી છૂટથી વાત કરી શકે એટલા માટે બંનેના માતા પિતાએ તેમને થોડીવાર માટે બહાર જવાની છૂટ આપી બેઉ વડોદરાના કમાટી બાગ પાસેની એક એર કન્ડિશન રેસ્ટોરાંમાં ગયા આ દીકરી સાથે એની એક બહેનપણી પણ હતી રેસ્ટોરાંમાં થમ્સઅપ પિતા પિતા બંને વચ્ચે થોડીક ઔપચારિક વાતચીત થઈ એ દરમિયાન થોડીવાર પછી હેમાંગે ખિસ્સામાંથી ગુટકાની પડીકી કાઢી અને મોઢામાં મૂકી આ યુવતીને એ ગમ્યું નહીં કારણ કે એના ઘરમાં કોઈને વ્યસન નહોતું છોકરીના ઘરમાં કોઈને વ્યસન નહોતું અને આ પરિવારમાં દીકરી એ એનું એકમાત્ર સંતાન હતી સંસ્કારી પરિવાર વ્યસનનું નામ નહીં આના હેમાંગે કે જે એને ગમી ગયો હતો એણે જ ગુટકાની પડી કે એની નજર સામે ખોલી કાઢી અને ખાધી એને ગમ્યું નહીં ઘેર આવી દીકરીએ એના પપ્પાને કહ્યું કે પપ્પા આમ તો કોઈ જ વાંધો નથી પરંતુ હેમાંગને ગુટકા ખાવાની ટેવ છે એટલે પપ્પાએ કહ્યું બેટા આજે ગુટકા તો બધા ખાય છે હેમાંગ ભણેલો છે ગણેલો છે ખાધે પીધે સુખી છે સીએ થયો છે ઓફિસ સારી ચાલે છે ઇન્કમ પણ સારી છે એ ગુટકા ખાય છે બાકી ઘણાને તો આજકાલ દારૂના પણ વ્યસન છે દીક બેટે ગુટકા તો નિર્દોષ છે આટલી નાની વાત ઉપર તો બહુ ધ્યાન આપીશ તો સારો છોકરો હાથમાંથી જતો રહેશે પછી આવો યુવાન મળશે નહીં દીકરીએ પિતાની આ વાતને તાબે થઈને છેલ્લે હા પાડી આનું મન માનતું નહોતું એના ઘરમાં વ્યસન નહોતું પણ માવતરને એમ થયું કે હવે આ તો સામાન્ય વસ્તુ છે અને છોકરો સારો છે સંસ્કારી છે શિસ્તવાળો છે ગુણિયલ છે સારું કમાય છે દેખાવડો છે દીકરીને યોગ્ય છે તો આ નાની વાતમાં બેટા પછી હવે ઘણા દારૂ ને આવું બધું પીતા હોય તો એવું તો નથી જ અને દીકરીએ પછી બાપને આધીન થઈને મન મનાવ્યું ત્રણક મહિનામાં જ લગ્ન લેવાયા તમે સાંભળો છો ને છોકરા તમારા માટે છો હા કારણ હું નથી વ્યસન કરતો આ સામે બેઠા છે વૃદ્ધો કોઈ વ્યસન નથી કરતા કોઈ સાધુ નથી કરતા કેવળ તમારા માટે છે વેકેશનની ગિફ્ટ છે આ ત્રણેક મહિનામાં જ તેના લગ્ન લેવાયા હેમાંગનું ટેક્સ કન્સલ્ટન્સીનું કામ એટલે કે એનું સીએનું ઓફિસનું કામ જામતું જતું હતું એ કામમાં જરાય આળસું નહોતું કામમાં વધુ ને વધુ વ્યસ્ત રહેવા લાગ્યો એની આવક પણ વધવા માંડી થોડાક મહિનામાં જ હેમાંગે પાંચસો વારનો એક પ્લોટ લીધો મકાનનું બાંધકામ પણ શરૂ કર્યું સમય જતા સરસ મજાનું મકાન તૈયાર થઈ ગયું તેઓ દોઢેક વર્ષમાં તો નવા મકાનમાં રહેવા પણ જતા રહ્યા સમયાંતરે આ યુવતી એક બાળકીને જન્મ આપ્યો એનું નામ પણ સુંદર પાડવામાં આવ્યું હવે ઘર સંસાર બરોબર ગોઠવાઈ ગયો હતો હેમાંગની આવક હજી ઉત્તરોત્તર વધતી જતી હતી એ પોતાની પત્ની અને નાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને ખ્યાલ રાખતો બે વર્ષ બાદ આને ત્યાં દીકરાનો જન્મ થયો દીકરાનું નામ ચિરાગ રાખ્યું ચિરાગ છે જ મોટો થતા એના વાળ ઉતારવા માટે અંબાજી પણ ગયા ત્યાંથી બે દિવસ માટે બધા આબુ પણ ફરી આવ્યા હેમાંગને આમ તો અવારનવાર એમની પત્ની આ ગુટકાની આદત અંગે ટકોર કર્યા કર આ છોકરી હવે તેની પત્ની છે અહીં આબુમાં પણ એણે પાનના ગલે જ્યાં ત્યાં જઈને ગુટકા લેતો ત્યારે એમની પત્ની એને કહેતી હેમાંગ તારા જેવા ભણેલા ગણેલાને આ જરાય શોભતું નથી તું આ ગુટકા છોડી દે ને એટલે હેમાંગે કહ્યું તું એકની એક વાત મને કેટલા વખત કહીશ તું રોજ આ જ કે છે હવે એકની એક વાત તું મને ક્યાં સુધી કયા કરીશ જિંદગી જલસા કરવા માટે છે યાર જલસા કરો હું તને ખબર છે આ એક એક શબ્દને વીણજો તને ખબર છે ઘરમાં પૈસા કેમ આવે છે આબુના પ્રવાસ કેમ થાય છે હું રોજ બાર બાર કલાક કામ કરું છું આ સેજ તમાકુ હોય તો મગજ ચાર્જ થઈ જાય છે હું એસએસસીમાં પણ આ જ રીતે બાસઠ ટકા સાથે પાસ થયો હતો તે પણ આ ગુટકાની જ મહેરબાની થઈ મોડે સુધી વાંચવું હોય તો સેજ ગુટકા મોઢામાં મૂકવાથી મગજમાં કિક લાગે છે વાંચી શકાય છે કામ કરી શકાય છે એકાગ્રતા લાવવા માટે પણ ગુટકા જરૂરી છે આ દીકરીએ જ્યારે પણ આ વાત કાઢતી ત્યારે હેમાંગ આવી જ દલીલો કરી અને ટાળી દેતા આબુથી પાછા આવી ગયા બાદ ફરી સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા સમય ધીમે ધીમે વીતતો ગયો નાની દીકરી હવે પાંચેક વર્ષની થઈ ગઈ છે એનો જન્મદિવસ ઉજવવા માટે ઘરમાં ફુગા બાંધ્યા છે એ દીકરીના નાના નાના મિત્રોને ભેગા કરવામાં આવ્યા પાંચ મીણબત્તીઓ લાવવામાં આવી કેક લાવ્યા દીકરીએ ફૂંક મારીને મીણબત્તીઓ બુજાવી હેપી બર્થડેની તાળીઓ વચ્ચે કેક કાપવામાં આવી આ પત્ની એક કેકનો ટુકડો નાની દીકરીના મોઢામાં મૂક્યો બીજો ટુકડો એના પતિ હેમાંગના મોઢામાં મૂકવા હાથ લંબાવ્યો સાંભળજો પત્નીએ પોતાની નાની દીકરીને એક કેકનો ટુકડો કાપી અને એની નાની દીકરી જેની બર્થડે ઉજવાતી હતી એના મોઢામાં મૂક્યો અને બીજો ટુકડો એણે કાપી પોતાના પતિ જે હેમાંગ એના મોઢામાં મૂકવા માટે હાથ આગળ કર્યો પણ હેમાંગનું મોઢું જ ના ખુલ્યું જન્મદિનનો પ્રસંગ તો આનંદથી ઉજવાઈ ગયો પણ આ યુવતીને સહેજ ચિંતા થઈ એને તમાકુની આડઅસરો વિશે વાંચ્યું હતું એ જ રાત્રે બધા ઊંઘી ગયા એટલે યુવતીએ હેમાંગને કહ્યું હેમાંગ મોઢું ખોલતો હેમાંગે પૂછ્યું શું છે આ મારા સવાલનો જવાબ નથી મોઢું ખોલજો એમાં હેમાંગે મોઢું ખોલવા પ્રયાસ કર્યો અને બોલ્યો હવે આ ગાંડા વેડા શાના કરે છે મોઢું ખુલ્યું નહીં પૂરતું મોઢું ખુલ્યું નહીં આ પત્ની આટલું બધું કીધું ને આવું બધું પ્રયાસ કરાયો તો કે ભાઈ આવા બધા ગાંડા વેડા શાને માટે કરે છે પત્નીએ કહ્યું તને ખબર છે તારું મોઢું ઓછું ખુલે છે એ તને ખબર નથી કે આ એક પ્રકારનો ભયંકર રોગ છે હેમાંગ બોલ્યો શું તારે ફરીથી અડધી રાતે આજ મહાપુરાણ ચાલુ કરવું છે પત્નીનું મોઢું પડી ગયું એટલે પેલા હેમાંગે વહાલથી પાછી વાત બદલી નાખી જો આપણે ખાધા પીધા ઘરના સુખી પરિવારમાં છીએ તું નકામી ચિંતા ના કર છાપાના લેખો વાંચવાના બંધ કર એમાં બધું તમાકુનું બધું આવે ને હે એટલે તું એ બધું વાંચવાનું બંધ કરી કેવા સલાહ આપે છે ઉલટાનું તું બધું છાપાઓમાં આવું બધું તમાકુ બધા જેની અસરો વિશે વાંચવાનું તું બંધ કર આપણે ખાતે પીતે સુખી સુખી પરિવાર છે ચિંતા શું કામ નાકામ નકામી કર્યા કરે છે માટે છાપાના લેખો વાંચવાનું બંધ કર આજે તો પૈસા કમાવાનો સમય છે તું મને કામ કરવા દે ફરી હેમા અંગે એના કામમાં વ્યસ્ત થઈ કેટલાક મહિનાઓ વીત્યા એક રાત્રે પત્ની સેજ વેલી ઊંઘી ગઈ હતી અચાનક એની ઊંઘ ઉડી જતા એણે જોયું તો હેમાંગ પલંગમાં નહોતો હેમાંગ તેનો પતિ પલંગમાં નહોતો આ શું એને આખી આમ કથા જે બની છે એની ઇટ ઇઝ જે લખી છે એનો પતિ પલંગમાં નહોતો આજે તે ભૂખ્યો જ સૂઈ ગયો હતો રાગીણીએ ઉઠીને જોયું તો હેમાંગ બહાર ગેલેરીની ખુરશીમાં બેઠો હતો કેમ હેંગામ હેમાંગ અત્યારે જાગો છો ઊંઘ નથી આવતી ના ના ના અમસતા જ બસ સમજતા જ બેઠો છું પત્નીએ કહ્યું કે મારું દિલ કહે છે કે તને ઠીક નથી ને તું કોઈ દ્વિધામાં છો તું સાંજે જીમો પણ નથી હેમાંગે હેમાંગે કહ્યું ના કંઈ ખાસ નથી જરા મોઢું આવી ગયું છે અને જરા ચાંદા પડ્યા છે એટલે ડૉક્ટર ઠક્કર પાસે ગયો હતો તેમણે અઠવાડિયા પહેલાં દવા લખી આપી હતી પણ દવા લાગુ પડતી નથી કાલે ફરીથી બોલાવ્યો છે અને પત્ની કર્યું ડૉક્ટરે બીજું કંઈક કીધું હા છેલ્લી દાઢ પાસે ચામડીનું જરા સેમ્પલ લઈ લેબોરેટરી ટેસ્ટ કરાવવાનું કહ્યું છે હેમાંગનો સહેજ સ્વાર હવે ભીનો થઈ ગયો રાગીણીએ એટલે આ પેલી દીકરીએ પત્નીએ થોડુંક વિચારીને સ્વસ્થતાપૂર્વક જવાબ આપ્યો પત્ની સમજી ગઈ છે એને સ્વસ્થતા પોતાની જાત ઉપર કંટ્રોલ લઈ લીધું જે થવાનું તો થઈ ગયું જ છે પણ વાત જાણજો કઈ વાંધો નહીં હું તારી સાથે આવીશ ડોક્ટરને ત્યાં તને સારું થઈ જશે તો અત્યારે સુઈ જા બીજા દિવસે બેવું ડોક્ટર ઠક્કર પાસે ગયા તેમનો લેટર લઈ પેથોલોજીકલ લેબોરેટરીમાં ગયા બાયોપ્સી માટે તેના મોંમાંથી લીધેલી ચામડી આપી અઠવાડિયા પછી રિપોર્ટ મળશે એમ કહેવામાં આવ્યું હેમાંગે હવે ગુટકા ખાવાનું છોડી દીધું હતું હેમાંગ રાતભર ઊંઘી શકતો નહોતો પત્નીને દેખાડો કરવા ખાતર જે ખુશ રહેવા માટે પ્રયાસ કરતો હતો અને પત્ની પણ દેખાવ ખાતર જ ખુશ દેખાતી હતી બંનેનું ધ્યાન આવનારા બાયોપ્સીના રિપોર્ટ પર હતું અઠવાડિયા પછી આ પત્ની એકલી જ ડોક્ટર ઠક્કર પાસે ગઈ હેમાંગ ગભરાઈ ગયો હતો એણે જ પોતાની પત્નીને એકલી જવા કહ્યું હતું પત્નીએ ગજબની સ્વસ્થતા હાંસલ કરી હતી ડોક્ટર ઠક્કરે પૂછ્યું કેમ એકલા જ આવ્યા છો એટલે યુવતીએ કહ્યું સાહેબ હું જ આવી છું એ ઘેર છે જે હોય તે કહી દો ડોક્ટર ઠક્કરે સેજ ખચકાતા કહ્યું બાયોપ્સીના રિપોર્ટમાં કેન્સરનું નિદાન છે પત્નીએ મક્કમતાપૂર્વક કહ્યું ક્યાં સ્ટેજમાં છે સાહેબ બીજા સ્ટેજમાં સારવારથી મટશે સારવારથી તો ડોક્ટર કે લેવી જ જોઈએ વહેલું નિદાન થાય તો ફાયદો થાય જ છે એક વાત પૂછું બેન બોલો ને સાહેબ આંખમાં સેજ જળજળિયા સાથે પેલી પત્ની બોલી બોલો ને સાહેબ એમને આ ગુટકા ખાવાની આદત હતી તમે જાણતા હશો તો તમે છોડાવી કેમ નહીં ડોક્ટર કહે છે તમે ઘરમાં જ હો તમે જાણતા જ હોય તો એની આદત તમે છોડાવી કેમ નહીં પત્ની નિરુત્તર રહી થોડી વાર પછી તે બોલી મેં ગુટકા છોડી દેવા માટે ખૂબ સમજાવ્યા હતા એટલું બોલતા બોલતા રડી પડી ડોક્ટરે પેલી પત્નીને યુવતીને એક પત્ર લખી આપ્યો હેમાંગને અમદાવાદના કેન્સર નિષ્ણાત તબીબ પાસે પત્ર લઈ બતાવવા જવાની સલાહ આપી હેમાંગને લઈ રાગીણી અમદાવાદ આવી નિષ્ણાત તબીબે હેમાંગને તપાસી રેડિયેશનની સારવાર શરૂ કરાવી શેક આપે ને રેડિયેશન દવા પણ શરૂ કરી પરંતુ એના ગળામાં કેન્સર ઝડપથી પ્રસરતું જતું હતું પત્નીએ પતિને હિંમત આપી જો હેમાંગ આપણે કોઈનું કાંઈ ખરાબ કર્યું નથી ચમત્કારો હજી એ થાય છે માટે ધીરજ રાખે પણ થોડા દિવસમાં તો હેમાંગે બોલવાનું પણ બંધ કરી દીધું દવાને સારવાર ચાલુ જ રાખવામાં આવ્યા હેમાંગને હોસ્પિટલમાંથી હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો ગળામાં બે ત્રણ વાર બ્લીડિંગ પણ થયું હવે ખોરાક પણ બંધ થઈ ગયો સેલાઇનની નળીઓથી એને ગ્લુકોઝ પર જીવતો રાખવામાં આવ્યો હતો એ રાત્રે નવ વાગે મંદિરમાંથી લાવેલું નમન સાથે ચરણામૃત એના માથે લગાડ્યું પત્ની દીકરી અને દીકરો ચિરાગ બધા જ હાજર હતા પત્ની હેમાંગની સાવ નજીક બેઠી હતી એનો હાથ હેમાંગના હાથમાં હતો એ હેમાંગ તરફ જોઈ જોઈ રહી હતી હેમાંગની આંખો બંધ હતી થોડી વાર પછી લાગ્યું કે હેમાંગનો હાથ વધુ પડતો ઠંડો થઈ ગયો છે સેલાઈનથી ક્યારેક શરીર ઠંડુ થઈ જતું હોય છે એને નર્સને બોલાવી નર્સે હેમાંગની નાડી તપાસી પણ એમાં ધબકારા નહોતા નર્સે માત્ર માથું હલાવીને નિર્દેશ આપ્યો ઓક્સિજન માસ્ક ઘટાવી લીધા સેલાઈનની સોયો કાઢી લીધી હેમાંગ આ પૃથ્વી ઉપર રહ્યો નહોતો યુવતી માત્ર સત્યાવીસ વર્ષની વયે વિધવા થઈ એ આજે એના પપ્પા હવે આ બે જ લીટી છે એ છે મહત્વની આ યુવતી આ દીકરી આજે એના પપ્પાને પૂછી રહી છે કે ગુટકા ખાવાની નાની એવી આદત ગણી અને તું શા માટે આ છોકરાને ના પાડે છે પપ્પા મને એ બતાવો મારો શું વાક આ કથા છે મને વાંચીને રડવું આવે બોલો તમને ખાઈ ને કાંઈ નહોતા આમાં શું છે દીકરીઓએ જુમ્મા ઉઠવી જોઈએ આવા હોય ને એને પરણાય જ નહીં વિધવા તેને થવાનું ને કોને થવાનું છોકરા એના બિચારા રખડી પડે આવા એક એક વ્યસનોમાં છે પણ આ નાની કાચી ઉંમરમાં એ કઈ સમજાતું નથી એટલે એક છેલ્લી વાત આ બધી જિંદગીની સમજણ ચાલીસ વર્ષે સમજાય છે હો જીવન શું છે કેમ રહેવું શું છે એ બધી એ ડાપણની દાઢ કેટલા વર્ષે આવે કેટલા વર્ષે ચાલીસ વર્ષે સમજાય કે શું કરવા જેવું છે શું નથી કરવા જેવું ત્યાં તો મોડું થઈ ગયું પછી હાથમાં રહે શું ચાલીસ વર્ષે કઈ રહેતું નથી પછી કોઈ સુધારો નથી થતો જે ભૂલો છે એ ભૂલો ભોગવવાની જ આવે પણ સમજાય બધું ચાલીસ વર્ષે તો કરવું શું જોઈએ કે જેને અનુભવ છે એની વાત માનવી જોઈએ સમજાતો નથી તો જેને અનુભવ છે એની વાત માનવી એ ઢાપણનું કામ છે કે નહીં બસ એક વાત કહું એક જણો એના છોકરાને લઈને એક આશ્રમમાં મૂકવા ગયો અને એમને કીધું કે લ્યો અમારો દીકરો આમાં અઠ્ઠાણું સદગુણ છે બે દુર્ગુણ છે એટલે સંચાલકો હતા એ કે બહુ સારું કહેવાય અઠાણું સદગુણ અને બે દુર્ગુણ આ છોકરો બહુ સારો અમે રાખ્યું રાખો અને એને બે દુર્ગુણ ગોતજો અને રાખો રાખ્યો મહિનામાં જ એમના પિતાને બોલાવ્યા કે તમે આવી જાઓ તમારા છોકરાને બે અવગુણ જડી ગયા છે આવ્યા પૂછ્યું કેમ છે છોકરો તો કે તમે કહ્યું એ જ પ્રમાણે છે અઠાણું સદગુણ છે બે દુર્ગુણ છે તો જડી ગયા ને તમને તો આ જડી ગયા ક્યાં દુર્ગુણ છે એક એમાં અક્કલ નથી વાત જાણજો એક એમાં અક્કલ નથી બીજું કોઈનું માનતો નથી એટલે અકલ ન હોય એને પહોંચાય પણ અકલ ન હોય છતાં કોઈનું માને નહીં એને ન પહોંચાય માટે આ બારદાનને લઈ જાઓ આપણને જિંદગી શું છે કેમ જીવવું છે શું આગળ અનુભવો છે શું એના પરિણામો છે શું એના રિઝલ્ટ છે કેવી રીતે બધું થશે હે એ જે કાંઈ અનુભવ ન હોય તો એટલી અક્કલ ન હોય તો આપણે બીજાનું માનવું એ જ સદગુણ મોટો છે એટલે તમે જેટલા બેઠા છો એ બધાએ તો પ્રતિજ્ઞા લીધી છે પણ તમે અહીંયા સાચો સાથ હવે મારી સાથે આમ ઘનશ્યામ મહારાજની સામે હાથ લાંબો કરી એની સાક્ષીમાં તમે પ્રતિજ્ઞા લઈ ગયો જીવીએ ત્યાં સુધી પાન મસાલા ગુટકા આવી બધી કોઈ અમે વ્યસન કરનારા નથી કરો હાથ આમ અમે આ કોઈ વ્યસનો ક્યારેક કરીશું અમે બોલો અમે કોઈ વ્યસન ક્યારેય કરીશું નહીં ઘનશ્યામ મહારાજ અમારી રક્ષા કરે સહજાનંદ સ્વામી મહારાજ